આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું એકસઠમું વચનામૃત શ્રવણ કર્યું વચનામૃતનો મૂળ હેતુ શું છે મૂળ મુદ્દો શું છે એ પહેલા બરાબર મનમાં ધારી અને યાદ રાખી લેવાનો છે છેક સુધી એક મુદ્દા ઉપર જ આ વચનામૃત છે એ મુદ્દો આપણને બરાબર હેતુ આપણને આ વચનામૃતનો બરાબર ક્લિયર થઈ જાય સ્પષ્ટ થઈ જાય એટલા માટે એક દ્રષ્ટાંત કથા પેલા તમે સાંભળો તો દૂર દૂર પહાડી પ્રદેશમાં વિકટ પહાડી પ્રદેશમાં એમાંય ઊંચા અતિ ઊંચા પહાડની ટોચ ઉપર એક અતિ પ્રાચીન મંદિર હતું તીર્થ હતું ત્યાં એક સાધુ મહાત્મા રહેતા હતા રહેતા હતા જપ તપ ભજન કરતા હતા અને એ દેવ સેવા કરતા હતા લગાવ્યા તીર્થ પ્રત્યે એનો એટલા માટે હતો કે એના ગુરુએ ત્યાં રહીને ખૂબ તપ જપ કરેલા પણ હવે વૃદ્ધ થતા એ ન તો બહુ દેવ સેવા કરી શકતા એટલે એમના બીજા ગુરુભાઈ જે દૂર દૂર નગરમાં હતા એ પણ સાધુ હતા અને એને ઘણા શિષ્યો સાધુઓ હતા એને સમાચાર મોકલ્યા કે હવે હું વૃદ્ધ થયો છું હવે મારાથી દેવ સેવા થતી નથી તો એકાદ શિષ્યને તમે અહીંયા મોકલો કે જેથી આ ગુરુની સ્મૃતિ અને તીર્થ સ્થાન સચવાઈ જાય સમાચાર આવતા ગુરુભાઈએ સો શિષ્યોને ત્યાં જવા માટે રવાના કર્યા કે જાઓ અને એ તીર્થભૂમિને અને ગુરુની સ્મૃતિના સ્થાનને સાચવો તપ ભજન કરજો અને રહેજો એમાં મારી પ્રસન્નતા છે સો શિષ્યો રવાના થયા ચાલીને જવાનો જૂનો જમાનો મહિનાઓ નીકળી જાય મહિનાઓ પછી સમાચાર આવ્યા પેલા નગરમાં રહેતા સાધુને પેલા વૃદ્ધ સાધુએ ખબર મોકલ્યા કે તમે ત્યાંથી અહીંયા આવવા માટે રવાના કરેલ શતાનંદ નામે એક શિષ્ય એક અહીંયા ક્ષેમ કુશળ પહોંચી ગયો છે તીર્થની દેવ સેવા બધું સંભાળી લીધું છે મને સંતોષ છે આભાર આશ્રમમાં તો કલબલાટ થઈ ગયો કે આપણે અહીંથી સો જણાને રવાના કર્યા છે અને સમાચારમાં આવ્યું કે એક જણો પહોંચી ગયો છે તો નવાણું ક્યાં ગયા એટલે ગુરુને પૂછ્યો કે ગુરુજી આ નવાણુંનું શું થયું ત્યારે ગુરુ ખડખડાટ હસ્યા અને એમણે કહ્યું કે ભાઈ આ તો આપણા જીવનની કથા છે જીવનની આ કથા છે કે ભગવાનને માર્ગે ચાલે છે તો ઘણા પણ પહોંચે છે કોઈ એકાદ ચાલનારા ઘણા છે પહોંચે છે કોઈ એકાદ તો શું થયું જે નવાણું ગયા એનું ચાલીને ગયા થોડા દિવસો પસાર થયા તો એમાં બે પાંચ શિષ્યો થોડા બીમાર જેવા થયા એટલે એમને વિચાર મોળો પડી ગયો કે હવે ભાઈ આપણે દૂર દૂર ત્યાં જઈ શકીએ એવું લાગતું નથી એટલે આપણે ક્યાંક અહીંયા રોકાઈ જવું છે કારણ ગુરુ પાસે પાછું જવાય નહીં ઠપકો મળે અહીંયા આજુબાજુ ક્યાંક આપણે રોકાઈ જઈએ એનું મન ઢીલું પડ્યું તેની સાથે બીજા પંદર વીસ જણા કે અમારે એવું લાગે છે કે બહુ શરીર ચાલશે નહીં એટલે આજુબાજુના કોઈ ગામમાં એવી રીતે પંદર વીસ પચીસ જણા રોકાઈ બસ આ ભગવાનના માર્ગમાં પહેલું વિઘ્ન છે શારીરિક કષ્ટ શરીરને તકલીફ થાય રોગાદિક આપદા આવે કાંઈ પણ સંકટ શરીરને થાય એટલે મોટા ભાગના ભગવાનના ભક્તો ભગવાનના માર્ગમાંથી સત્સંગમાંથી પૂજાપાઠમાંથી દેવ દર્શનમાંથી ધર્મ નિયમમાંથી મોળા પડી જાય પેલું વિઘ્ન છે શરીર કષ્ટ હવે જે બચ્ચા એ બધા શિષ્યો આગળ ચાલ્યા ત્યાં ઘનઘોર જંગલ આવ્યું કે જેમાં ભયંકર હિંસક પ્રાણીઓ હતા સિંહ વાઘ વરુ મારી ફાડીને ખાઈ જાય એના અવાજો સાંભળીને જ અમુક શિષ્યો ડરી ગયા કારણ કે આ જંગલ પાર કરવું જરૂરી કેટલા દિવસ લાગે ખબર નથી કોઈ ભૌમિયો સાથે નથી જીવતા નીકળ્યા કે નહીં એની કોઈ ગેરંટી નથી આપણે જીવતા હશું તો ભાઈ જીવતા નર ભદ્રા પામે આપણે ભજન કરવું છે તો આમ મરી થોડું જવાય વીસ પચીસ જણા ફહકી ગયા કે આપણે ત્યાં જવું જ નથી એ કોઈ સલામત જગ્યાએ કોઈ આજુબાજુ ગામમાં રોકાઈ ગયા ભગવાનના માર્ગમાં બીજું વિઘ્ન છે ભય જે ભગવાનની ભક્તિને સમજી નથી શકતા એવા દુષ્ટ લોકો પછી આ પરિવારના હોય સમાજના હોય સંબંધી હોય કે ગમે તે હોય એ ત્રાસ આપે એ બધા હિંસક પ્રાણીઓ છે નિંદા કરે લાજ શરમ લૂંટે જે કરવાનું હોય બધું કરે એની તકલીફથી હેરાન ગતિથી નરસિંહ મહેતા મીરાબાઈને જો ને કેવા દુઃખ આવ્યા એ તો પાર ઉતરી ગયા પણ બધા એવા હોતા નથી એવા જ્યારે દુઃખો આવે છે તો એના ભયથી ત્રાસી ઢીલા પડી જાય છે તો બહારના જેમ શત્રુઓ છે એમ અંદરના પણ શત્રુઓનો ભય છે કામ ક્રોધ લોભ મોહ એની સાથે લડાઈ લડાઈ લેતા લેતા પણ અમુક લોકો ભયથી ત્રાસીને પછી ભગવાનના માર્ગે ઢીલા પડી જાય છે કે ભાઈ થાય એટલું ભજન કરો બાકી આમાં આ બધું પાયર ઉતરાય એવું કાંઈ નથી તો બીજું વિઘ્ન છે ભય બહારના અને અંદરના શત્રુઓથી ત્રસ્ત થઈને ભગવાનનો માર્ગ ઢીલો પડી જાય તો એવી રીતે વીસ પચીસ જણા અટક્યા પછી હવે જે વધ્યા આગળ ગયા એક નગરમાં રોકાયા તો નગરના લોકો તો બહુ ભાવિક હતા એને તો ગોળનું ગાડું મળ્યું એવો સત્સંગનો લાભ લે એટલી સરસ સેવા કરે એવી ભેટ સોગાત રાખ રખાત અને એવો સત્સંગનો લાભ લૂંટે સાધુઓ બહુ ગમી ગયા ગામ લોકોએ આગ્રહ કર્યો કે મહારાજ અહીંયા રોકાઈ જાઓ તમારો ઉદ્ધાર થાય નહીતર અમને આ કોણ તારશે વિચાર અમુકને ગમ્યો કે રહેવાનું સારું જમવાનું સારું શિષ્યો ઘણા ભેટ સોગાદ સારી વીસ પચીસ પંદર વીસ જણા ત્યાં રોકાઈ કે આપણે ત્યાં જઈને ડુંગરા ઉપર ચડીને ભજન કરવું તો આ શું કામ ન કરીએ ભગવાનના માર્ગનો ત્રીજું વિઘ્ન છે દાન ભેટ સોગાદ સંપત્તિ શિષ્યોનો મોહ વાહવા કીર્તિ પ્રશંસા તાળીઓના ગડગાટ લૂંટવા આ ટોળા ભેળા કરવા એનો જે મોહ એ ત્રીજું વિઘ્ન છે હવે જે બચ્ચા એ બધા આગળ ગયા એક નગરમાં રોકાયા એ નગરમાં ભિક્ષા માગવા ગયા તો એ ગામ એટલું બધું દુર્જન હતું ભિક્ષા તો ન આપી પણ એવા ગાળો ને એવા અપશબ્દો બોલ્યા ન કહેવાનું સંભળાવા માંડ્યા એટલે અમુક શિષ્યોને ગમ્યું નહીં ભાઈ ભિક્ષા ન આપો તો કાંઈ નહીં પણ તમે ન બોલો બોલો છો શું કામ એમાં બોલા ચાલી થઈ અને એમાં શિષ્યોએ અમુક જંપ લાવ્યું એમાં મારી થઈ એમાં દસ પંદર શિષ્યો ગવાયા પછી તો ભાંગી ગયા હાથ પગ એટલે સલામત ગામમાં જઈને ફરજિયાત રોકાઈ જવું પડ્યું આ ભગવાનના માર્ગનો ચોથું વિઘ્ન છે ક્લેશ કંકાશ દ્વેષ અને ક્રોધ માર્ગ છોડ્યો ઢીલા પડ્યા હવે ફક્ત ત્રણ જણા વધ્યા એક નગરમાં ગયા રોકાયા કથા વાર્તા કરી ગામના નગર શેઠ એટલા બધા ભાવિક રસ તરબોળ થઈ ગયા એને થયું કે મારી જિંદગીમાં આવા સાધુ પહેલી વાર જોયા હવે જવા ન દેવાય બહુ આગ્રહ કર્યો કે મહારાજ તમે રોકાઈ જ જાઓ તો કે ના ભાઈ અમારે રોકાવાય એવું નથી આગળ જવું છે અરે રોકાવ તમે જે કહો એ કરવા તૈયાર છું પેલા મક્કમ રહ્યા કે અમે રોકાવાના નથી સત્તાણું તો આવી રીતે ગયા હવે અમને જવા દો નગર શેઠના મનમાં ગાંઠ વાળી લીધી કે આવો સાધુ મળે નહીં આને જવા દેવાય નહીં એને છેલ્લો પાસો ફેંક્યો ત્રણ માંથી એક રોકાઈ જાઓ મારી યુવાન દીકરી પરણાવીશ ઘર વસાવી દઈશ બધી રીતે તમને રાખીશ એક જણો ફહક્યો ભગવાનના માર્ગનું આ પાંચમું વિઘ્ન છે સ્ત્રીનું આકર્ષણ કામુકતામાં માણસ ગમે હોય તો ત્યાં ફહકી જાય હવે બે વિદ્યા ટાંડા અને મુંડા બે જણા આગળ જતા હતા એક નગરમાં રોકાયા કથા વાર્તાની જમાવટ કરી રાજા પાસે ખબર પહોંચી બે સાધુ આવ્યા છે પણ એવા વિદ્વાન એવા ગુણિયલ એવા શીલવાન વાણી તમે જુઓ ને એની જે બુદ્ધિ તમે જુઓ કે આપણને ગમે તેવા સંકટોમાંથી ઉગારી લે રાજા કે જવા ન દેવાય રાજા મળવા આવ્યો મહાત્માને વિનંતી કરી રોકાઈ જ જાઓ હું તમને નગરનો રાજા આગ્રહ કરું છું તો ભાઈ સાહેબ જવા જ દો અઠાણું ગયા છે રાજા કે ગમે તે કરો એકાદ રોકાવ મારે રાજગુરુનું પદ ખાલી છે ગાદી આપી દઉં એક જણો ભોગ્યો આ છેલ્લું વિઘ્ન છે એ પદ પ્રતિષ્ઠા ગાદીનો મોહ ગમે તેવા ત્યાં છેલ્લે અટકી જાય છે એટલાને પાર કરીને જે જાય છે એ ભગવાનની પાસે પહોંચી જાય છે એટલે સો માંથી એક જણો પહોંચે આ આપણા જીવનની કથા છે યતતાનામ અપી સિદ્ધાનામ કશ્ચિત વેતિમામ તત્વત ઘણા માર્ગે ચાલે છે પહોંચે છે કોઈ એકાદ સમજવાનું એ છે કે જે લોકો સ્ત્રીમાં ધનમાં માનમાં કીર્તિમાં પૂજા પ્રતિષ્ઠામાં પદમાં ગાદીમાં અટવાયા એ નાસ્તિક નથી થઈ ગયા સમજવાનું એ છે નાસ્તિક નથી થઈ ગયા જ્યાં રોકાણા ત્યાં એમણે ભજન કર્યું છે કઈ પૂજાપાઠ છોડી દીધા હોય દેવ દર્શન છોડ્યા હોય જપ હોમ છોડ્યા હોય એવું નથી બન્યું ભજન કર્યું છે જ્યાં રહ્યા ત્યાં પણ એનું લક્ષ્ય બદલી ગયું જેના લક્ષ્યમાં એક જ ભગવાન હોય ને બીજું બધું નીકળી જાય એ જ પહોંચે છે જ્યાં સુધી કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા રાગ દ્વેષ ઈર્ષા ક્લેશ કંકા કલહ આ બધું હૈયામાં ઉછળે છે ત્યાં સુધી ત્યાં પહોંચાતું નથી એને ચોખ્ખું કરવું પડે ધોઈને આ જન્મે જો છટકી ગયા ચોખ્ખું કરવામાં તો ભાઈઓ પછી ગીતાજી એમ કહે છે અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરામ ગતિ કેટલા જન્મો નીકળી જાય એ ખબર પડે નહીં એટલે એને પાર કરે એમાં ન લોભાય એ ભગવાનની પાસે પહોંચે છે એટલે આને આ જન્મે નિર્વિઘ્નપણે ભગવાન પાસે પહોંચી જવાય એ આ વચનામૃતનો મૂળ મુદ્દો છે આ છેક સુધી આ સૂત્ર છે એટલે પહેલો જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો કે મહારાજ આ કામ ક્રોધ લોભ અને ભય એને યોગ્ય કરીને કોઈ રીતે ધીરજ ડગે નહીં એનો શો ઉપાય છે શ્રીજી મહારાજ કહે સ્વામી એના માટે તો આત્મનિષ્ઠા જોઈએ જો દ્રઢ આત્મનિષ્ઠા હોય તો પછી ધીરજ ડગે નહીં ધીરજ ડગે નહીં એટલે શું ધર્મમાંથી ડગે નહીં ભક્તિમાંથી ડગે નહીં ભગવાન સિવાય બીજે મન ખેંચાય નહીં ભગવાન સિવાય બીજું મુખ્ય ન થઈ જાય એ ધીરજ ડગી કહેવાય ભગવાનનો માર્ગ ન વિચલિત થાય જવાનો તો દ્રઢ આત્મનિષ્ઠા જોઈએ એ આત્મનિષ્ઠા એટલે કે આ દેહ છે એ હું નથી હું તો દેહનો જોનારો છું સાક્ષી છું મન બુદ્ધિ ચિત્તનો જોનારો છું એનાથી જુદો છું ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો છું અને સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ એવો હું આત્મ સ્વરૂપ છું એવી દ્રઢ ગાંઠ અને નિષ્ઠાને સમજણ એ જ્યારે પક્વ હોય તો પછી કામ ક્રોધ લોભ અને ભયના ગમે તેવા હુમલા થાય તો પણ એ ભગવાનના માર્ગમાંથી બીજે ખેંચાય નહીં અને નિર્વિઘ્નપણે ભગવાન પાસે પહોંચે આમ જુઓ તો આત્મનિષ્ઠા આપણે લગભગ સત્સંગમાં બહુ નજરમાં હોતી નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ઠેર ઠેર પ્રતિપાદન કર્યું છે કે ભગવાનની ભક્તિ ગમે તેટલી કરતો હોય તો પણ આત્મનિષ્ઠાની અવશ્ય ભગવાનના ભક્તને જરૂર પડે છે પ્રથમનું ત્રેવીસ પ્રથમનું પચીસ અંત્યનું દસમામાં તો મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જો આત્મનિષ્ઠામાં કચાસ હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે ભક્તની વૃત્તિઓ ચૂથાઈ જાય ભક્ત આકુળ વ્યાકુળ થઈ જાય અને પછી જે સુખદાયી લાગે એ પદાર્થ કે એ વ્યક્તિમાં પ્રેમ કરે અને જે દુઃખદાયી લાગે એની સાથે દ્વેષ કરે કારણ કે આત્મનિષ્ઠા વગર સંસારના માયિક સુખ દુઃખ છે એ ખોટા થતા નથી એટલે સુખ દુઃખનો જ્યારે યોગ થાય ત્યારે એ ભક્ત ભગવાનની ભક્તિ કરતો હતો એમાં વિઘ્ન પડે એટલે આત્મનિષ્ઠાની અવશ્ય જરૂર છે પણ આપણું ધ્યાન ત્યાં ઓછું હોય છે નારદજી ભગવાનની કેવી ભક્તિ ભક્તિના આચાર્ય પણ જુઓ એ પણ શિલનિધિ રાજાના ત્યાં એમની કુંવરી મોહિનીનો સ્વયંવર હતો અને નારદજી ગયા અને વિશ્વમોહિનીનું રૂપ જોયું તો નારદજીને પરણવાનું મન થયું પરણી તો શક્યા નહીં બહુ ધમાલ થઈ અને હાસ્યાસ્પદ બન્યા એ કથા આપણે જાણીએ છીએ એટલે ખોટ શું હતી આત્મનિષ્ઠાની ખોટ પડી અને એટલા જ માટે ઉપનિષદમાં કથા આવી પછી નારદજી સનકાદિકો પાસે ગયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ વાત પ્રથમના ત્રેવીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહી કે નારદજી દેહરૂપે વર્તતા હતા પોતાના આત્મા સ્વરૂપને ભૂલી ગયા એટલા માટે પરણવાનું મન થયું ગૂંચવાય એટલે દેહરૂપ વર્તે એટલે અવશ્યપણે કોઈના દેહ પ્રત્યે આકર્ષણ થાય થાય ને થાય જ બહુ સીધી સાધી વાત છે લોહ ચુંબક છે એની સાથે લોખંડ ખેંચાય છે ને પણ સોનું ચાંદી ખેંચાય લોખંડ છે પેલામાં લોખંડ છે એટલે લોખંડ લોખંડ ખેંચાય છે એમ દેહ ભાવ હોય તો દેહમાં આકર્ષણ થવાનું છે લાખ પ્રયાસ કરવા જાય તોય મનમાં વિકૃતિ આવી જવાની છે લોખ લોહ ચુંબક લોખંડમાં ખેંચાય છે લોખંડ લોહ ચુંબક પ્રત્યે પણ સોનું ચાંદી ખેંચાતા નથી એ જ સોનું ચાંદી કે સોનાનો સિક્કો લોખંડની પ્લેટમાં ખીલીથી જડી દો તો લોખંડની સાથે સોનું પણ ખેંચાય એમાં માટીનો દેહ છે એ માટીના જે બધા સંસારના આકારો છે પ્રકારો છે ભાતીગળ સૃષ્ટિ છે એમાં અવશ્ય ખેંચાઈ જાય જ્યારે આપણે સુવર્ણ જેવા છીએ બ્રહ્મ સ્વરૂપ આત્મા છીએ ન ખેંચાવા જોઈએ પણ દેહની સાથે એવા જડાઈ ગયા છીએ એટલે ખેંચાઈ જાય છે હવે જો જુદો પડી જાય સોનાનો સિક્કો લોખંડથી તો ન ખેંચે એમ દેહથી જો આત્મા ભિન્ન થઈ જાય એટલે કે સમજાઈ જાય તો પછી કોઈ સ્ત્રીયાદિકના વિકારમાં એ બ્રહ્માત્મા ખેંચાતો નથી પણ આ જડાઈ ગયો છે ને એવો ગૂંચવાઈ ગયો છે કે એની ગૂંચ ક્યાં છે એ જ ખબર નથી પડતી ગુણાતીતાનંદ સ્વામે કહ્યું છે એ ગૂંચનું કે આ જીવ દેહમાં એવો ગૂંચવાઈ ગયો છે કે લાખ મણ સૂતર કાંત્યું હોય અને એની જે દોરાની ફીંડલા હોય લાખ મણ એ ગૂંચવાઈ ગયો હવે એની આંટી કાઢી દો એવો આ જીવ દેહમાં ગૂંચવાઈ ગયો છે હવે એ કાઢવાની વાત છે બાપા કેમ ગૂંચવાઈ ગયું છે એ બહુ સરસ મજાની વાત સંતો કે છો કે એક બ્રાહ્મણ હતો અને એણે હરિજન સાથે દુકાન માંડી આ બ્રાહ્મણ કર્મકાંડી જૂનો જમાનો પવિત્ર આચાર વિચાર હોલ્યો હરિજન મરેલા ઢોર કાપવાના ચૂતવાના ચામડા ખોલવાના માંસ મંજલ હડકા બધા ચૂતવાનું કદડો એ બે ગમે તે કારણ હોય આપણે કારણમાં નથી પડવું પણ હવે એને બે ભેળી દુકાન કરી એટલે બ્રાહ્મણ હવે દુકાને તો આવવું પડે દુકાને આવે ને એમાં અચાનક કઈ લેતા તેમ બહુ ધ્યાન રાખે હરિજન છે ને પણ છતાં હવે ક્યાંક તો અડી જાય એ અડી જાય એટલે બિચારો ઓમ નમ શિવાય હોમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતો કરતો સીધો ઘરે જાય પાછો આખો માથા બોલ સ્નાન કરી કપડાં બદલાવી વળી પાછો દુકાને આવે હવે આવો દિવસમાં કેટલી વાર થાય થોડા દિવસો તો પછી બ્રાહ્મણ થાય ગયો મારો ધંધો કેમ કરવો એટલે પછી દુકાને દુકાન જો અડી જવાય તો ત્યાં પાણીની છાંટ નાખી લે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ થઈ ગયું બધું ચોખ્ખું ત્યાં ત્યાં હવે આખા દિવસમાં ભેળું રહેવું ભેળો ધંધો ઘરાકી વધે છાંટ આખોથી પાણી છાંટ્યા કરવાનું એ કંટાળ્યો પછી ક્યારે ભૂલાઈ ગયું છાંટ નાખવાનું એ ખબર ન રહી હવે પછી તો અડવાનો સંકોચ વહી ગયો છાંટ વહી ગયું નાવાનું વહી ગયું પછી અડે ભેળા ધંધો કરે તાળીઓ લે એટલે એ તો પૂરું થયું એ સંકોચ વયો ગયો એટલે એક ગોળામાં પાણી પીતા થઈ ગયા પાણી પીતા થઈ ગયા હારે ગાંઠિયા ફાફડા ખાતા થઈ ગયા હારે જલેબી હોય મરચાઈ હોય પણ ખાતા થઈ ગયા હવે ખાવાનું અડવાનું આ બધું પૂરું થયું એટલે પછી આ હરિજન ને ત્યાં વળી કઈ કામકાજ હોય તો બ્રાહ્મણ ને હરિવાજન વાસમાં જાય તે ઓલો ઢોલિયો ઢાળી દે ત્યાં બેસે હરિજનના છોકરા ખોળામાં આવીને બે તેને રમાડે એનું ત્યાં પાણી પીએ એ બ્રાહ્મણોને ખબર પડી કે આ તો એને કાઢ્યો કર્યો નાચ બાર ગામમાં કઈ રાખે નહીં ક્યાં રાખવું પડે હવે મકાન એ હરિજનવાસને ખૂણે મકાન રાખ્યું એ ધીમે ધીમે કરતા પછી એક હરિજન બાય અરે પૈણી ગયો પછી તો એને ભાઈ છોકરા સૈયા થયા એને છોકરા થયા એને છોકરા થયા એને છોકરા થયા બાબો હો વરો વળોટી ગયો આગળ પાંચમી પેઢી ચાલુ થઈ ગઈ દુકાન તો ક્યારની ભૂલાઈ ગઈ છે પણ એના છોકરા ને એના છોકરા ધંધો કયો આવ્યો હરિજનનો આ તો બધું ભૂલાઈ ગયું ડોહો થઈ ગયો ગઈઢો ક્યારે દુકાન માંડી હતી આંખે ઓછું દેખાય કાને ઓછું સંભળાય મગજની શક્તિ વહી ગઈ કાંઈ સ્મૃતિમાં ખબર પડે નહીં હવે એમાં હવે જોજો જમાવટ એમાં કોઈ હોય એનો હિતે છું એ આવીને આ ડોહાને કે ખાટલે બેઠો બેઠો ડગ ડગ ડગ ડગ કરતો હોય એમાં આવીને ઓલા કે બાપા તમે બ્રાહ્મણને આ હું માંડ્યું હું કોહ સ્મૃતિમાં જ નથી આવતું એ તમે બ્રાહ્મણ ને હરિજન અરે દુકાન માંડીને આ ભૂંડીઓ વાળી નાખ્યો એ તમે હું કોહ બસ આવું આપણે થયું આ દેહ ચમારનો કુંડ હાડચામ ચામડા એની હારે બ્રાહ્મણીઓ બ્રહ્મરૂપ એવો જીવ એને હારે દુકાન માંડી અને એ વટલાઈ ગયો પછી એટલી પેઢીઓ નીકળી ગઈ હવે સંતો શાસ્ત્રો કે તું બ્રહ્મ સ્વરૂપ આત્મા છો ને દેહ તો હરિજન છે હું હું કયો હો એટલે આત્મનિષ્ઠામાં ગમ પડતી નથી પેઢીઓ નીકળી ગઈ સ્મૃતિ જ વહી ગઈ હવે એટલે કઈ ભાન જ રહેતું નથી હવે યાદ આવતું નથી એટલે કે હું કહો આવું થયું બાપા હવે એમાં જો અચાનક ક્યાંક ક્લિક થઈ જાય અને જો સ્મૃતિ આવી જાય તો આખી દુનિયા બદલાઈ જાય ઓહો હો હો હું કોણ ને આ કોણ મારી દુનિયા કઈ ને આ દુનિયા કઈ આ વિષયોના સુખ શું ને મારું ને ભગવાનનું સુખ કયું એ જાગ્યો આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ પછી દ્રષ્ટિ જ્યારે આત્મારૂપ થાય છે દ્રષ્ટિ બદલાય છે સમજાઈ જાય છે કે આ દેહ આ દેહના સંબંધીઓ આ વરવું પરણવું આ છોકરા આજના જમાનામાં તો લગભગ પરણા તો છોકરા જોઈ જ નહીં આવું હું તમને કહું આ જફામાં જે હેરાન થાવ છો તમે પછી અમારા લોહી પીવો છો અમારા છોકરાને સમજાવો તો તું પરણવા આવ્યો તો પૂછવા આવ્યો હતો આ અમે ધંધો માંડ્યો છે અમારી થોડી સમૃદ્ધિ છે એ ભૂલાઈ જાય છે હું કહો એટલે જ્યારે એની દ્રષ્ટિ બદલાઈ જાય છે ત્યારે એમ થઈ જાય છે કે આહા કયો ભગવાનનું આત્માનું સુખ છે ને આ તો સાવ નક્કામું છે આની વાહ મવ થવાય નહીં એ દ્રષ્ટિ જ્યારે આવે પછી શું થાય બહુ મજાની વાત પણ જે આમ સમજે ને એને ક્લિક થાય ધડાકો થાય ચાર પાંચ જુવાનિયા કોઈ એક સારી યુવાન બાઈને ભોળવી અને એની હારે ઉઠાવી ગયા અને જંગલમાં લઈ ગયા બાઈ સમજી ગઈ કે આનો બદ ઈરાદો છે મને ભોળવી જુદી રીતે ઈરાદો જુદો છે પણ એ ચાર પાંચ જણાને કબાડ હવે હું આમાં જો કાંઈ પણ વિરોધ કરું મને મારીને ટુકડા કરી નાખે અને એનો જે ઈરાદો છે એ તો જે કરતા છે કરશે પણ હું જીવથી ને જાઉં મારું જીવતર ધૂળ થઈ જાય ભાવ બહુ બાય બહુ બુદ્ધિશાળી ચાલાક એટલે એ એની સાથે ભળી ગઈ કે હા હા બહુ આપણે હરશું ભરશું રમશું ના અત્યારે જંગલમાં એકાંતમાં બધું બાય ભળી ગઈ ઓલા લોકોને વિશ્વાસ આવી ગયો કે હવે આ જાય એમ છે ને આ આપણા જેવી જ છે એમાં એ લોકો પછી ખાવા પીવા નાસ્તા પાણી ના બધું જે કઈ ઈ વ્યવહારમાં બાએ ચાલાકી કરીને ભાગી એવી છટકીને થોડી ઘણી વાર થઈ પછી પેલા લોકોને ખબર પડી ઓલી ક્યાં ગઈ એલા ગોતો એ ચારેય બાજુ એ લોકો ગોતવા માંડ્યા ગોતતા ગોતતા એક જંગલના ત્યાં ઝાડવા નીચે સાધુ બેઠેલો હાથમાં માળા માળા કરે એની પાસેથી નીકળ્યા એ મહારાજ અહીંથી હમણાં કોઈ બાય માણસ ગયું જુવાન સ્ત્રી હતી આવા લુગડા આવા ઘરેણા અહીંથી આમ ગયું ગયું સાધુ કે ભાઈ કોઈ ગયું ખરું પણ એ બાય હતી કે ભાઈ સ્ત્રી કે પુરુષ મને ખબર નથી તે તમારી આંખો બંધ હતી ના ના બાપા આંખો તો ખુલ્લી હતી તો તમને કેમ ખબર ન પડી એ સ્ત્રી છે કે પુરુષ છે સાંભળજો સાધુ કે ભાઈ એમાં એવું છે હું જયારે મારી સાધનાનો પ્રારંભ કર્યો ને ત્યારે હું અત્યંત પુરુષ ભાવમાં જીવતો હતો મારો પુરુષ ભાવ એટલો દ્રઢ હતો તો મને સ્ત્રીમાં તો સ્ત્રી દેખાય જ કામ વિકાર થાય જ પણ પુરુષને જોઉં તોય મને સ્ત્રી દેખાય અરે જળ પદાર્થો જોઉં તો એમાં મને સ્ત્રીઓના અંગ અને હાસ્ય વિલાસ દેખાય ચંદ્રને જોઉં તો સ્ત્રીનું મોખ દેખાય ગુલાબનું પુષ્પ જોઉં તો મને હોઠ દેખાય મંદિરમાં આરતીની ટોકરી વાગે તો મને સ્ત્રીઓના ચાંજરનો જણકાર દેખાય આવો મારો કામુક ભાવ હતો પણ મેં સાધના કરતા કરતા મારો પુરુષ ભાવ ક્ષીણ કર્યો તો પછી એવું થયું જે પદાર્થ જેવું છે ચંદ્ર ચંદ્ર દેખાય છે પુષ્પ પુષ્પ દેખાય છે જ્યાં ત્યાં મને સ્ત્રીના વિકારો દેખાતા હતા એ બંધ થઈ ગયા પણ સ્ત્રી અને પુરુષ એવા ભેદ મને દેખાતા પણ પછી સાધના કરતા કરતા મારો પુરુષ ભાવ પણ ક્ષીણ થઈ ગયો અને સાથે મારો દેહ ભાવ પણ ક્ષીર થયો અને હું જયારે આત્મભાવમાં રમવા માંડ્યો પછી ભાઈ મને આકૃતિઓ દેખાય છે પણ હું ભેદ નથી કરી શકતો કે આ સ્ત્રી છે પુરુષ છે હા મારે વ્યવહાર નભાવવાનો હોય તો હું મારી વૃત્તિને બહાર કાઢું પકડી રાખું બહિરગામી થાઉ પછી હું ભેદને પારખું કે આ સ્ત્રી છે આ યુવાન છે આ વ્રત છે આ બાળક છે વ્યવહાર નભાનો હોય તો મારે વૃત્તિ બહાર કાઢવી પડે એટલે હવે તમે મને પહેલા કહી ગયા હો તો હું સાવધાન થઈને બેસત અને પછી તમને કહી શકત કે અહીં સ્ત્રી ગઈ કે પુરુષ ગયો કેવા કપડાં કોણ હતું ને કયું ગયું એ કહી શકત બાકી આ સ્થિતિમાં મેં જોયું છે એટલે મને કશી ખબર નથી હું તમને કાંઈ મદદ કરી શકું એમ નથી તમે બીજાને ગોતો ઓહો હો આ જ્યારે આવી દ્રષ્ટિ થાય છે ત્યારે એને આ સ્થિતિ થાય છે તો આપણને ડાઉટ થાય શંકા થાય કે આવી સ્થિતિ ભલે થતી છે પણ એમાં સ્ત્રી પુરુષ આ તે બધું એને નહીં દેખાતું હોય ના દેખાય આપણને સ્થિતિ નથી ને એટલે સમજાય નહીં મહારાજે વચરામૃતમાં કીધું છે ને મોટા સાધુ જેવો થાય ત્યારે મોટા સાધુનો મહિમાને સ્થિતિ સમજાય એ તો ઝવેરી થાય ત્યારે ઝવેરી જેવો ઓળખાણ છે ને એની વાતચીતને એની દ્રષ્ટિ ઓળખાય પણ સીધી વાત લ્યો અત્યારે જો આપણે બધા બેઠા છીએ તો આપણે બધા આકારો પ્રકારો બધા થાંભલા લાઇટો પંખા માઇક દાયડમ ઠાકોરજી આ બધું જોઈએ છે ને હું તમને જોઉં છું તમે મને જોવો છો પણ હજારો વોલ્ટની આ હિલોજન એટલી બધી મૂકી દે અને આંખો અંજાઈ જાય પછી આમાં તમને કાંઈ દેખાય બોલો કાંઈ દેખાય એક નિર્ભેળ તેજ સિવાય બીજું કાંઈ આંખમાં આવે કેજો એવી રીતે જ્યારે એનો આત્માનો ઉલ્લાસ અને બ્રહ્માનંદ પ્રગટે છે તેજ પ્રગટે છે ત્યારે એને માયાના આકારો પછી એ તેજો દ્રષ્ટિમાં કંઈ નજરમાં આવતા નથી એ જ વાત મહારાજ પ્રથમના પચીસમા વચનામૃતમાં કહે છે કે જ્યારે આવી જ્ઞાનમાં સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષનું કાર્ય કાંઈ નજરમાં આવતું નથી એ જ વાત મુક્તાનંદ સ્વામી કીધી કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે અરે ભાત દેખી ભૂલે નહીં અનુભવવું જાશે રે અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે આ સ્થિતિ થાય એટલે જ્યાં સુધી આવી સ્થિતિ ન થાય ત્યાં સુધી સ્ત્રીયાદિકનો યોગ થાય તો એને થોડી ઢીલા પડવાનો સંભવ છે હવે આત્મનિષ્ઠાની આટલી મહત્તા છે પણ એમાં એક મર્યાદા સમજી રાખવાની છે એ ઓલ ઓવર ભાગવતાદિક શાસ્ત્ર રામાયણાદિક ગ્રંથો વચનામૃતનું સંપૂર્ણ અધ્યયનથી તમે જોશો તો આ વસ્તુ હાથમાં આવી જશે આત્મનિષ્ઠાની ભલે મહિમા છે પરંતુ એની એક મર્યાદા એ છે કે જ્યારે અતિશય વિપરીત દેશકાળ ન થયા હોય ત્યાં સુધી આત્મનિષ્ઠા વાળો સ્ત્રીયાદિકના વિકારો કામ વિકારોમાંથી તરી જાય પણ અતિશય વિપરીત દેશકાળ થાય અને વિપરીત રીતે શ્રીયાદિકનો યોગ થાય તો ગમે તેવો આત્મનિષ્ઠા વાળો હોય તો પણ પડી જાય આ આત્મનિષ્ઠાના ગુણગાન ગાનારા જે ફક્ત આત્મનિષ્ઠા ઉપર જ કહેનારા બ્રહ્માનંદની વાત કરનારા એને આ ન ગળે ઉતરે પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ કહ્યું મધ્યના એકાવનમાં કે શિવ બ્રહ્માદિક દેવતાઓ ઋષિ મુનિઓ કેવા આત્મદર્શી હતા કેવા આત્મા સત્તા પ્રમાણે વર્તતા શિવજી બ્રહ્માજી એની જેવું આત્મસત્તા રૂપે વર્તવું તો કોઈનું કામ નથી છતાં પણ શિવજી મોહિનીમાં મોહ પામ્યા બ્રહ્માજી સરસ્વતી એમની દીકરી પાછળ કામાંત મોહ થયા ઋષિમુનિઓની પણ આપણે કથા જાણીએ છીએ તો આવું કેમ થયું હા એને આત્મનિષ્ઠા દ્રઢ હતી એની સાથે આત્મનિષ્ઠા ઉપર જ એનો દ્રઢ ભરોસો હતો કે આપણે તો આત્મનિષ્ઠા બ્રહ્મ છે પછી આપણને હવે આ માયાનું કૃત્ય આપણને શું કરી લેવાનું છે આત્મનિષ્ઠાનો ભરોસો તો પણ શ્રીજી મહારાજે કહ્યું છે એ આત્મનિષ્ઠા કામ આવતી નથી ત્યાં તો ભગવાનનો દ્રઢ આશરો ને ઉપાસના જ બચાવે એટલે ભગવાનની ઉપાસના સાથે આત્મનિષ્ઠા હોય ભગવાનના આશ્રય સાથે આત્મનિષ્ઠા હોય તો જ એવા સંજોગે પાર ઉતરે તુલસીદાસજીએ પણ શિવજીને જ્યારે કામદેવ વિઘ્ન કરવા આવ્યો છે ત્યાં સ્પષ્ટ લખ્યું છે તેહી સમયે તો જેહી રાખે રામ સો ઉગરે તેહી કાલમ રામ જેને બચાવે એ જ ઉગરે બીજો ઉગરી શકે નહીં એટલે એ વિવેક છે ભગવાનનો દ્રઢ આશરા સાથે આત્મનિષ્ઠા તો આપણે ભક્તિ તો કરીએ છીએ ભાઈ પણ થોડું થોડું ગુણાતીતાનંદ સાહેબ વારે વારે કહે છે ભાઈ દિવસમાં રોજ થોડું થોડું અનુસંધાન કરવું કે હું દેહ નથી હું આત્મા છું અક્ષર છું આત્મા છું આવું અનુસંધાન જોડું અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ કર્યા વગર છૂટક્યો નથી શિક્ષાપત્રીમાં પણ મહારાજ કે તમે બ્રહ્મરૂપ થાવ ન થાય પછીની વાત છે પણ ભક્તિ કરો ત્યારે બ્રહ્મ ભાવ હું બ્રહ્મ છું ભાવના કરીને ભગવાનની ભક્તિ કરવી તો આજે આપણે થોડો વિચાર એ પકડી લેવાની જરૂર છે કે બધી ક્રિયા પ્રવૃત્તિમાં ભજન ભક્તિમાં પણ થોડું થોડું આપણે જેમ કોઈ જગ્યાએ બેસવાનું હોય તો આપણે કેમ આસન ચોખ્ખું કરીએ અને પછી બેસીએ ને એમ પૂજામાં ભજનમાં બેસવાનું હોય ને તો પહેલાં એ આસન એ છે કે હું દેહ નથી હું આત્મા છું હું ઇન્દ્રિયો નથી હું આત્મા છું મારે વ્યવહાર સાથે લેવા દેવા નથી પરિવાર સાથે લેવા દેવા નથી એ હું બધું આસન જમાવાનો અભ્યાસ કરે તો ધીમે ધીમે કરતાં એ સ્થિતિમાં પહોંચાય છે તો કે કરીને ન પડે આત્મનિષ્ઠા હોય તો પણ ભગવાનની ઉપાસનાની સાથે બીજો મુદ્દો છે કે જેમ ક્રોધ કામ પછી ક્રોધ આત્મનિષ્ઠા દ્રઢ હોય તો ક્રોધના જેવા સંજોગો ઉભા થાય તો એ ક્રોધમાં માણસ લેવાય નહીં ક્રોધિત ન થાય ભાન ન ભૂલે પેલા ક્રોધ સમજી લઈ આપણે અહીંયા જેમ ક્ષત્રિય દરબારો બહુ શુરવીર છે ને અને જાપાનમાં એક સમુરાઈ જાતિ છે બહુ શુરવીર એને વતાવાય નહીં હવે એમાંનો એક લશ્કરનો સેનાધિપતિ સમુરાઈ જ્ઞાતિનો અને પાછો સેનાધિપતિ પણ એને મનમાં એક હંમેશા પ્રશ્ન ઉદ્ભવ્યા કરે ખરેખર આ બધા સાધુઓ વાતો કરે છે સ્વર્ગ નરક છે સ્વર્ગ નરક છે ખરેખર છે પણ એને કંઈક સંતોષકારક ઉત્તર મળે નહીં એમાં કોઈ એક બૌદ્ધ સાધુનો ભેટો થઈ ગયો અને એમને પૂછ્યું કે મહાત્માજી મને આનો જવાબ આપો ખરેખર સ્વર્ગ નરક છે એટલે સાધુ કે પેલા એ વાત કરી એના પેલા તું કોણ છો એ તો પરિચય આ તો કે હું હું જાપાનીજ જ્ઞાતિમાં સમુરાઈ જ્ઞાતિનો લશ્કરી માણસ છું સરસેનાધિપતિ છું મારા નામ માત્રથી ભલભલા ધ્રુજીજા રણ મેદાન છોડીને ભાગી જાય એવો હું યોદ્ધો સરસેનાધિપતિ સુરવીર સૈનિક અને પેલા બૌદ્ધ સાધુ કે તું તું સુરવીર મોઢું તો જો વાળંદની વાટકી જેવું આંખમાં સીપડા પહેર્યા છે નૂરનું ઠેકાણું નથી કે મારાથી તો ભલભલા દુશ્મનો ભાગી જાય તારે માથે કૂતરા મૂતરી જાય તો તને ખબર પડે એવો નથી અને વળી સુરવીર તને ફાટીની વાતું કરે છે અને સુરવીર એને અડાય નહીં સમુરાય જ્ઞાતિ એને આવું અપમાન કરે શરાબ દંજા તલવાર કાઢીને મારવા ગયો સાધુ કે તું કેતો તને સ્વર્ગ નરક છે કે નહીં આ નરક આ ક્રોધ આ ઉકળાટ આ બેહોશી આ નરક છે ઓ સમજાઈ ગયું કે આ તો મને તમે મારો જવાબ આપ્યો આમ તો ક્યાં તું સમજેમ છો આ ક્રોધ એ નરક છે આ ઉકળાટ એ નરક છે આ બેહોશી છે એ નરક છે આંખમાં આંસુ આવી ગયા જો થોડું કંઈક થઈ ગયું હોત તો સાધુને માથું કાપી નાખત મહાપાપ આંખમાં આંસુ આવી ગયા પગમાં પડી ગયું મહારાજ મને ક્ષમા કરો સાધુએ કીધું આ સ્વર્ગ છે ક્ષમા દયા કરુણા નમ્રતા આ સ્વર્ગ છે ક્રોધ નરક છે જ્યારે જ્યાં સમાજમાં તમે જુઓ છો ક્રોધ આવી જાય ને પછી જે મારામારી હિંસા તોફાન થઈ જાય પછી જીવનમાં શું રહે છે નરક સિવાય રહે છે ભાઈ કાંઈ એ નરક જ છે અને ભગવાનના ભક્તને શું ભાઈ કામ વિકાર છે ને જેમ ભગવાન ભૂલાવે ને ભાઈ એમાં આપણને નજર જાય છે આ થોડું સમજવા જેવું છે એમ જ ક્રોધ છે એ પણ ભગવાન ભૂલાવે છે અને ભગવાન ભૂલ્યા એ જ ભક્તને માટે નરક છે એટલે તમે જોજો કોઈ આ ધર્મ હોય ને એમાં જ્યારે અનુષ્ઠાન કોઈને કંઈક કરવા હોય ને એની વિધિ જો એમાં જોતા હોય તો એમાં અનુષ્ઠાનની વિધિઓ બધી લખી હોય છે તમે વ્રત તપ જપ અનુષ્ઠાન માનો ચાંદ્રણ આદિ આ તે બધા જપના અનુષ્ઠાન હોય કે બીજા વ્રતો હોય તો એ અનુષ્ઠાનની વિધિ આપી હોય પછી એની સાથે એટલું લખ્યું હોય કે આટલું કરવું ને આટલું ન કરવું એમાં ખાસ ત્રણ વાત તો હોય હોય ને હોય જ એક બ્રહ્મચર્યનું પાલન કરવું બીજું ક્રોધ ન કરવો ત્રીજું કોઈની નિંદા ન કરવી આ ત્રણમાંથી જો એકાદું કરો પછી ગમે એટલું વ્રત તપ જપ કરો બળીને બધું ભૂ ભસકો બધું ખતમ આટલું ન કરવું બાકી પછી જો ત્રણમાંથી એકાદું થાય તો કરેલું ભજન કરેલું તપ કરેલું વ્રત બધું ખલાસ એ બધું બળીને ભસ્મ થઈ પણ ભાઈ કામ વિકાર જાગે વ્રત દરમિયાન કે ભજન દરમિયાન દરમિયાન કે જીવન દરમિયાન તો દરેકને એમ મનમાં પીન થાય કે મેં ધર્મ ભંગ કર્યો છે બરાબર છે પણ ક્યારે કોઈને એમ થયો ક્રોધ કરતા કે નિંદા કરતા કે મેં ધર્મ ભંગ કર્યો છે મેં વ્રત ભંગ કર્યો છે ક્યારેય થાય કેમ નહીં થતો હોય ભાઈ હે એનું કારણ છે કે બ્રહ્મચર્યનો ભંગ થાય ને તો એ કૃત્ય એવું છે કે જાહેર કૃત્ય નથી એટલે જાહેરમાં જો એવી પ્રવૃત્તિ થાય તો ટીકા થાય તો તરત અપરાધ ભાવ જાગે પણ આ ક્રોધ અને નિંદા એવું છે ને કે એ જાહેરમાં થઈ શકે છે એટલે એનો અપરાધ ભાવ જ નીકળી ગયો છે બધા આવું જ કરે છે એટલા માટે આપણે ગમે તેટલો ક્રોધ કરીએ ગમે તેટલી ગમે તેની નિંદા કરીએ તો એમાં ખોટું કરીએ છીએ એવું સમાજમાં આપણને કોઈ નહીં કહે એટલે મનમાંથી ભાવ નીકળી ગયો એ ભલે આપણે કાઢી નાખ્યો પણ ધર્મશાસ્ત્ર સ્પષ્ટ છે કે જો ક્રોધ નિંદા અને બ્રહ્મચર્યનો ભંગ થાય તો તમારું કરેલું ભજન કરેલું તમારું વ્રત તપ એ નિષ્ફળ જાય છે હવે ધ્યાન આપણે રાખવાનું છે આ તો જે છે એ આપણી વાત છે એ ભાઈ બાકી નહીતર વધારે તપ કરનારા વધારે ક્રોધ કરતા હોય વધારે ભજન કરનારા વધારે નિંદા કરતા હોય આ યકી રાખજો જેટલા ભગવતી નિંદા કરે ને એટલા ડફોળો ન કરે એ એક એ વાત સાચી છે પણ હવે આ ધ્યાન રાખવા જેવું છે હવે હવે એ જ પતન થઈ ગયું મૂડી ખલાસ થઈ ગઈ ને તમારી પાસે કરોડોની મૂડી હોય ને પછી બજાર બેસી જાય ને બધું ફૂકો થઈ જાય તો સૂર્ય ક્રોધ આ કરે છે એટલે પતન થઈ ગયું અને આમ સીધી સાદું જોવો ને હવે એ ન સમજાય તોય ક્રોધ આવ્યો હોય એ દરમિયાન આપણે માનસી પૂજા કે માળા કે જપ કે ધ્યાન કરી શકીએ પાંચ માળા સુખે લેવાય પતી ગયું એ થાય જ નહીં એટલા માટે જુઓ સંતો શાસ્ત્રો કે છે કે ભાઈ આટલી વખતે તો ક્રોધ કરવો જ નહીં એક સવારમાં ઉઠતા વેત કોઈ કોઈથી ક્રોધ ન કરો મંગળાચરણ બગાડવું નહીં પણ ઘણા તો સવારમાં ઉઠે ને ત્યાંથી સ્વિચ ઓન થઈ જાય એક જણો ઉઠ્યો પથારીમાંથી ગોદડું આમ નાખ્યું ને આમ નાખ્યું ઘડિયાળમાં આમ જોયું ઉતાવળ છે આમ જાણે ઘરના ઉઠાડ્યો ન વેલો ટાઈમ એને બૈરાને એમ હોય કે સાપ સૂતા સારા એ આને જે મળ્યું ને એ જે ઉતાવળ એમથી માલીને ઉઠીને જેમ બાથરૂમ જવાઈ ગયો છે પગ પલંગ હેઠી હેઠો મૂકે ને એમાં લપશો ને પડ્યો પડ્યો ને ખીચડી ઉઠતા વેત ક્રોધ કરવો નહીં ચડ્યો અને એના બૈરાને સંભળાવતો મોઢે તો કઈ કે નહીં માથા બારે બાઈએ છે એટલે બબડવા માંડ્યો હવાર હવારમાં કોણ જાને કોના મોઢા જોવાઈ જાય છે ને તે આવું જ થાય છે ત્યાં બૈરા રસોડામાંથી બોલ્યા મેં તમને કેદીનું કીધું છે કે તમારી પથારી સામેથી મોટી સાઈઝનો અરીસો કાઢી નાખો તમે તમારું જ જોવો છો અને ઓલો ખીજાણો એટલે તું શું મને કહેવા માંગે આ તું જ્યારથી આવીને ત્યારથી મારી દશા બેઠી છે બાકી હું એ સ્વર્ગમાં હાલ માલતો હતો ત્યાં ઓલે ગયા તે હું તારી હારી આવી તેથી મારી બગડી ગઈ છું એ થયું સરું રામાયણ મહાભારત લ્યો સવારમાં ઉઠતા આવે ક્રોધ ન કરવો અમારા વિદ્યાર્થીનો ઘણી વાર ઊંઘ આવતી ઉઠાડે ને એ કોણ છે કાકો <laughs> ઉઠતા વેત સવારમાં ક્રોધ ન કરો મંગળાચરણ સારું હોય તો સારો દિવસ જાય સૂતી વખતે ક્રોધ ન કરો નહીતર ક્રોધ આવશે ને તો પછી ઊંઘ નહીં આવે અને કદાચ પછી ઊંઘ આવશે ને તો આરામદાયક ઊંઘ નહીં આવે અને ઊંઘ શરીર માટે મન માટે ને બધા માટે જરૂરી છે સૂતી વખતે ક્રોધ ન કરો ત્રીજું ભોજન કરતી વખતે ક્રોધ ન કરો મોટા ભાગના ક્રોધ ક્યાં થાય ભાઈ ભોજન વખતે ક્રોધ ન કરો બસ એનો અર્થ એવો નથી ખાઈ લીધા પછી ઉતરી પડવું પણ ભોજન વખતે ક્રોધ ન કરો જો ભોજન વખતે ક્રોધ થશે તો ભોજન કરેલું ભોજન પચશે નહીં આયુર્વેદ વિજ્ઞાન કે છે ભાઈ આમાં કઈ ધર્મશાસ્ત્રોની વાત જ નથી મોટા ભાગની વાતો ધર્મશાસ્ત્રમાં હોય છે ને એ વિજ્ઞાનને સિદ્ધ કરેલી હોય છે કારણ કે ક્રોધ થાય એટલે તરત જ પિત્ત વધારે જરવા માંડે અને જઠરમાં એસિડિક ભેળું થઈ જાય એટલે પછી પેપ્સિક અલ્સર થઈ જાય એસિડિટી થઈ જાય ચાંદા પડી જાય જઠરમાં ભોજન પચે નહીં માણસ બીમાર પડી જાય એટલે તો સંશોધન થયેલું છે ખાસ બેનો એ ક્રોધ આવતો હોય આવ્યો હોય ને ત્યારે કોઈ દિવસ બાળકને ન ધવડાવાય જો બોલો યા તો વિજ્ઞાન પૂરવું છે કારણ કે એ દૂધમાં એનું ઝેર આવી જાય છે આપણા શરીરમાં ક્રોધની સાથે ઝેરી રસાયણો પેદા થઈ જાય છે એ ધાવણમાં જાય છે અને બાળક એ વખતે ધાવે એટલે બાળકને એ દૂધ પચતું નથી જાડા થઈ જાય માંદું પડી જાય છે એક કિસ્સો તો એવો નોંધાયેલો કે આવી રીતે ક્રોધમાં અતિશય બાયતી બાળકને ધવડાવ્યું તો બાળક મરી ગયું એટલે ક્રોધ વખતે બાળકને ભોજન ન કરાવવું ને આપણે ભોજન વખતે ક્રોધ ન કરવો અને છેલ્લું ભજન વખતે ક્રોધ ન કરવો પૂજામાં બેઠા જપ કરવા બેઠા માનસી પૂજા કરવા બેઠા જે હોય નિમચેષ્ટા કરવા બેઠા પછી એમાં ભજન વખતે ક્રોધ ન કર સંસારમાં તો ક્રોધ અનેક તારાજીઓ કરે છે પણ એ ક્રોધ ભગવાનના માટે ભજનમાંથી પાડે છે એટલું નહીં ભાઈ સૌથી મોટામાં મોટી વાત એ છે ધ્યાનમાં રાખવાની એ કે એ ક્રોધમાં જો કોઈ ભગવાનના ભક્ત કે સંત એનો જો દ્રોહ અપરાધ થઈ ગયો એને દુઃખ અપાઈ ગયું એનો આત્મા જો કોચવાઈ ગયો તો એ જીવ ભગવાનના માર્ગમાંથી પડી જાય છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આસુરી થઈ જાય છે શ્રી દામાએ રાધિકાજી ઉપર ક્રોધ કર્યો તો ભયંકર રાક્ષસ થઈ ગયો હાથમાં કેવી બાજી આવી ગઈ હતી હારી ગયો અસુર ભાવ આવી ગયો એટલે એ ખતરનાક છે એટલા માટે ક્રોધથી બચવા જેવું છે તમે જુઓ હમણાં અમને લોકોને તો ફૂટબોલની આર્યા કાંઈ લેવા દેવા નથી પણ આ વાંચી અને પેપરમાંથી કાંઈક તો આમાંથી અમને સમજાવવાનું ક્લેરિફિકેશન બહુ મળે તો છેલ્લે ફાઇનલ ફૂટબોલનો વર્લ્ડ કપ ગયો તેમાં ફ્રાન્સ અને ઇટાલી ટકરાયા હવે ફ્રાન્સનો એક નંબરનો ખેલાડી સમર્થ વિશ્વનો ફૂટબોલ પ્લેયર એ જીદાન અમે ગોખી ગોખી નામ યાદ રાખ્યા છો વળી કેતા આ જોતો છે મને એમાં કાંઈ ગમ નથી પડતી હા અને ઇટાલીનો મેત્રાજી સામ સામે ગોલ કરવાની સ્પર્ધા જમા જમો હવે એમાં મેત્રાજી સમજી ગયો ને એને કાંઈક થોડો ઘણો પેલા ઉશ્કેર્યો જે કર્યું તે તમે જાણો ને મેત્રાજી જાણે ને ઓલો જીદાન જાણે પાણી જીદાન ગુસ્સે થઈ ગયો એ એકલો મેદાનમાં હોય તો ફ્રાન્સ હોટ ફેવરિટ હતું જીતી જાય એવું હતું હે શૂટ પેલેન્ટીમાં એ માણસ એકો હતો પણ મેત્રાજીએ જે કર્યું અને પેલાને ક્રોધ ચીડ્યો ફેરવીને એની છાતીમાં માથું માર્યું પેલાને ઉલાળીને પાડી દીધો આ નિયમથી વિરુદ્ધ વર્ત્યો ઉશ્કેરાટમાં ક્રોધમાં એટલે તરત રેફરીએ રેડ કાર્ડ બતાવી દીધું ગેમમાંથી જ બહાર કાઢીને બેસાડી દીધું ફ્રાન્સની ટીમમાંથી એક નંબરનો સમર્થ જીદાન નીકળી ગયો ફ્રાન્સ હારી ગયું ઇટાલી જીતી ગયું એક જ ક્રોધનો મુદ્દો બસ જો જીદાન જાળવી ગયો તો ટાઇટલ જીતી ગયો ફ્રાન્સ એમ ફૂટબોલ જાય કુવામાં આપણે જીતી બાજી આ ક્રોધમાં આવી રીતે હારી જઈએ છીએ એટલા માટે ક્રોધ ભયંકર છે પછી એને બચાવવા માટે કાબુમાં લેવા માટે જુદા જુદા ઉપાયો બધા ધર્મશાસ્ત્રો સાધુઓ અને બધા સમજાવે છે કે ભાઈ બહુ ક્રોધ આવે ત્યારે મૌન થઈ જવું જ્યાં ક્રોધ થયો હોય તે વ્યક્તિ થોડું છેટું વયું જવું બે ગ્લાસ ઠંડા પાણીના પી જવા માથા ઉપર પાણી છાંટવા માંડવું ઠંડુ કાં પાણીમાં મોઢામાં એક ઘૂંટડો ભરી રાખો એટલે બોલે નહીં બોલે તો બગડે ને એટલે ભરી રાખવું પણ એ ક્યારે પીવાય જાય ખબર રહે ભાઈ ભરી તો ઘણું રાખવું હોય અને બોલવું ન હોય તોય બોલાય જાય અને ઘણી વાર એમ કે ભાઈ ક્રોધ આવે એટલે એક થી સો સુધી ગણવાનું પછી સો થી ઉતરતા કરવા નવાણું અટાણું સત્તાણું સનું પંચાણું ચોરાણું ત્રાણું બાણું એકાણું એમ એમ એમ ગણવાનું એટલે હું ગણતા ગણતા થોડો ટાઈમ વયો જાય તો ક્રોધ ઠંડો પડી ના રે ના થતું છે થાય તો બહુ સારું ઘણી ધમાલ ઓછી થઈ જાય ફાયદો તો થતો જ હશે સો ટકા કઈ ઉપાયો ઓલા તો નથી પણ કામયાબી કામ ચલાવ છે ક્રોધ તો અંદર ધરબાઈ રહે છે ને ગમે ત્યારે ફાટે એ ફાટે ભેળો થયેલો બહુ મારી નાખે એક છોકરો બહુ તોફાની હતો વારે વાર તોફાન કરીને પાડોશીથી આવે એટલે એની માએ કીધું તને જયારે તોફાનની આમ ઉપડે ને ત્યારે તારે એકથી સો સુધી ગણવાનું એટલે એની માને એમ કે બિચારો ઠંડો પડી જાય એમ બીજે દી જોયું તો પાડોશી છોકરાને માડીને છાતી ઉપર ધમાધમ મારતો એની મા કે મેં તને કીધું નથી એકથી સો સુધી ગણવાનું તો કે એકથી સો ગણ્યા પછી જ ધોકાવું છું એ ઉપાયો મૂળગત નથી એટલે મૂળગત ઉપાય છે શું છે એનો મૂળ છે અહંતા મમતા આ બે ક્રોધના કેન્દ્રો છે મૂળ છે કઈ રીતે મમતા હોય આસક્તિ હોય એમાં કોઈ આડો આવે પછી કોઈ વ્યક્તિ પ્રત્યે મમતા હોય કોઈ પદાર્થ પ્રત્યે મમતા હોય કે કાંઈ જોઈતું કરતું હોય ને એમાં કોઈ આડો આવે તો પછી એના ઉપર ક્રોધ આવે મમતા ઉપર ઘા એટલે ક્રોધ આવે બીજો છે અહંતા ઉપર આઈ એમ સમથિંગ હું કાંઈક છું એ મનાયું છે એટલા માટે એને કોઈ રોકે ટોકે થોડોક નિંદા કાંઈક કોઈ અપમાન કરે એટલે પછી એનું ધાર્યું ન થાય કે મન ધાર્યું ના થવા દે એટલે ક્રોધ આવે અહંતા અને મમતાથી ક્રોધ એ બે અહંતા અને મમતાનું પાછું મૂળ્યું દેહાભિમાન છે જો દેહાભિમાન એટલે શું હું દેહ છું હું આત્મા નથી એ ભાનની વિસ્મૃતિ એટલે જ્યારે એમ થાય કે હું આત્મા છું હું દેહથી જુદો છું તો પછી અહંતા મમતા રહેતી નથી એને કે અહમપણું નથી એને કે મમતા નથી તો પછી અહંતા મમતા ગવાતી નથી ગવાતી નથી તો ક્રોધ નથી એટલે મહારાજ કેટલો સરસ જવાબ આપે છે કે આત્મનિષ્ઠા વગર તો ક્રોધમાં સ્થિર રહેવું કઠણ છે બે સાધુઓ ચાલ્યા જતા અને ધર્મ ચર્ચા ભગવત ચર્ચા કરતા કરતા બજારમાં ચાલ્યા જતા હતા એક વૃદ્ધ હતા બીજા થોડા આધેડ ઉંમરના છે અને ચાલતા ચાલતા એવી સરસ મજાની ભગવતની વાત કરતા હતા એમાં સામેથી એક જુવાનીઓ અલર્ટ આવ્યો અને એને સાધો પ્રત્યે ગમે તે કારણોસર નફરત છે એટલે ખીજાઈ ગયો ખીજમાં ખીજમાં પેલા આ બાજુ વૃદ્ધ સાધુ ચાલતા હતા ને એને એવી રીતે ભટકાણો ને ત્રણ ગળથો લગાને સાધુ પડી ગયા વૃદ્ધ સાધુ અને પેલા ને એમ કે મેં કઈક કર્યું એવા ભાવમાં સંતોષ થઈને વયો ગયો પેલા સાધુ ઉભા હતા ધૂળ ખંકેડીને ચાલતા હતા જે વાત ચાલતી હતી અને અટકી હતી ત્યાંથી વાત શરૂ થઈ ગઈ એક પણ વાર લગાડ્યા વગર ક્ષણની એટલે સાથે જે પેલો સાધુ હતો ને એમણે કીધું કરે ગુરુ મહારાજ આ પેલો તમને આમ પછાડીને વયો ગયો આ તમે આ લુગણા છોલાઈ ગયા આ થઈ ગયું તમને એનું કાંઈ છે જ નહીં તો લે એમાં શું મને એક અનુભવ થયો જોજો હો ભાઈ પેલો સાધુ કે વ્રત સાધુ એ કે એમાં શું તો કે પણ તમે તરત જ જ્યાં વાત અધૂરી રહી ત્યાંથી તરત સીધી સાંધી દીધી તમને કોઈ મનમાં વિક્ષેપ નહીં તો કે મને એટલો અનુભવ થયો શું કે વૃદ્ધ શરીરને યુવાન શરીર અથડાય ને તો વૃદ્ધ શરીર પડી જાય આટલો મને અનુભવ થયો ધન્ય સલામ છે ને આને સલામ છે ને મને આટલો અનુભવ થયો પણ એનાથી તમને બે નમૂન વાત કહું કે આત્મનિષ્ઠા હોય તો જ ક્રોધમાં પાર ઉતરાય એ શ્રીજી મહારાજ વખતના નંદ સંતો એને જ્યારે ઢોર માર મારી એમ લાકડીઓ લઈને સાધુ પર ઉતરી પડે ને સાધુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ લાકડી ભાંગી જાય તો પાછી દેવા જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ તો ભાઈ ઠીક છે પણ સાણસીથી આમ પકડે વિરોધીઓ દુશ્મનો આ માણસનો પિંડો પકડે અને સાણસીથી વળ ચડાવે અને માણસનો લોચો કાઢી નાખે તોય સાધુ એમનો બેઠો હોય આ આત્મનિષ્ઠાન ભગવત નિષ્ઠાનું પરિણામ છે એ સિવાય ક્રોધમાં પાર ઉતરાતું છે ત્રીજો છે એ લોભ છે આત્મનિષ્ઠા વગર લોભમાંથી પાર ઉતરાતું નથી સારું પદાર્થ દેખાય થોડો પૈસો દેખાય ધન સંપત્તિ દેખાય તો તરત લઈ લેવાનું સંગ્રહ લેવાનું મન થાય છે ને કોઈ સારી વ્યક્તિ દેખાય પૈસાદાર માણસ દેખાય તો એને પોતાને પડખે કરી લેવાનો લોભ લાગે છે ને હા એનું કારણ શું છે મૂળમાં આપણે તો સુખ જોઈએ છે ને એ સુખ માટે આપણે બધા પદાર્થો વ્યક્તિઓને પકડી રાખીએ છીએ મૂળ મુદ્દો સુખ માટે એટલા માટે પદાર્થો કે ધન સંપત્તિ કે પૈસાદાર માણસો કે એવા અનુયાયીઓને ખિસ્સા ચાલીને પકડી રાખીએ છીએ કેમ આપણે સુખ બુદ્ધિ છે મતલબ શું છે સુખ જોઈએ છે પણ સુખના આધાર બધા બહાર છે પૈસામાં આધાર છે દીકરામાં આધાર છે પત્નીમાં આધાર છે અનુયાયીમાં આધાર છે ઓળખાણ વાળોમાં આધાર છે સારા સારા પદાર્થોમાં આધાર છે એને ટેકે સુખ જે આ મૂવી કેમેરો ઉભો છે ને પણ એ ત્રણ જણા ટાંટિયા ટેકે ઉભું છે ને એકાદો ટાંટિયો ખેંચી લેતો તો તરત પડી જાય એમ એ બહાર આધાર છે ને ત્યાં સુધી આપણે સુખનો અનુભવ કરીએ છીએ એમાંથી એકાદ જરાક પૈસો ખાય દુખ્યો એકાદ છોકરો કંઈક કયો તરત દુખ્યો કોઈએ જ્યારે જરાક કહી દીધું તરત દુખ્યો કારણ કે આગલો આધાર ખયો જરાક કોઈ હસીને બોલાવ્યો નહીં તરત દુખ્યો જ્યારે એને નિજ સુખનો અનુભવ આવે છે ત્યારે બહારના આધારના કોઈ ટેકાની જરૂર રહેતી નથી એટલે ત્યારે એને થાય છે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યથી કિંચનમ આ મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું નથી જે બળે એ મારું નથી મારું છે એ કાંઈ બળતું નથી એટલે પછી એને ક્યાંય મોહ થતો નથી કારણ કે એને અંદર જ સુખનો ધોધ છે એને બહાર ટેકા છે જ નહીં ગમે એટલા ખેંચી લ્યો જેની સંસદમાં કે વિધાનસભામાં બહુમતી છે એને પછી પડખેવાળાને ટેકાની શું કહેવાની જરૂર છે કયો કારણ કે એની પોતાની પાર્ટી જ મજબૂત છે એમ જેને આત્મસુખ અને ભગવાન અને સાધુઓનો અંદરથી બળ અને એનો જ આનંદ અને એનું સુખ છે પછી એને બહારના કોઈ લોભ એને આકર્ષિત કરતા નથી પણ એ સ્થિતિમાં આત્મનિષ્ઠા વગર નિજ સુખનો અનુભવ થયા વગર આ થતું નથી છેલ્લું રહ્યું ભય હમ ભય તો ભાઈ બહુ છે અનેક પ્રકારના ભય છે પણ એમાંથી સૌથી મોટા મોટો ભય હોય ને તો મોતનો ભય છે બીજા ઘણા ભય છે પૈસો જવાના લાલ શરમ જવાના આ તે બધા છે રાજ્યના ભાઈ સમાજના ભાઈ આના તેના બધાના ભય છે પણ મોટા મોટો ભય શેનો છે મોતનો ભાઈ ભય બહુ છે વાતું થાય પણ જયારે એ મોતમાં પાછું અચાનક આમ આવીને ઊભું રહી જાય ને ભલભલા થથરી જાય અચાનક હા આપણે અત્યારે શાંતિથી બધા સાંભળે છે પણ આ ચાર પાંચ સિંહ આવી ચડે તો ગુર હે ભાઈ અચાનક મોત આવ્યું એ મોતનો ભય મોટો છે એક ગામમાં છે ને હાથી આવ્યો ગામડામાં હાથી ઓછા આવે ગામ લોકો પછી જોવા નીકળે બધા અને માવત બેઠો હોય ઉપર અને પછી ગામ લોકો કોઈ લાડુ આપે કોઈ ગોળ આપે કોઈ શેરડી આપે કોઈ તલ આપે કોઈ પૈસો આપે શ્રીફળ આપે પછી ઓલું ખાવાનું હોય ખાય ને ઉપર માવતને અડાડું અડાડે ને એ બધું હોય ને એવું ત્યાં બધા છોકરાઓ ના ત્યાં બધા ટોળે વળે ને કાંઈક કાંઈક આપે જેથી શેરીમાં ચાલ્યો જાય એમાં એમાં એ ગામમાં એક માણસ ને એનું નામ ભલો નામ ભલો પણ આમ ભલો જરાય નહીં નો હોપારી હાથીને દે કશું નહીં પણ એને કમજ સૂજીને તો કપડાં સીવાને સોય લઈ આવ્યો આમ હાથ હાથ કર્યો એટલે હાથીએ તો સૂંઢ લાંબી કરી આમ એ હાથીએ આમ સૂંઢ લાંબી કરી એટલે ભલાઈએ ઓલી સુઈ ઘોંક આવી એટલે હાથીએ અત્યારે સૂંઢ ખેંચી લીધી એટલે આને એમ થઈ ગયો હા જીત્યો પણ હાથીએ સૂંઢ ખેંચીને પછી કાંઈ બોલ્યો નહીં ડાયું પ્રાણી ને ભાઈ ગણપતિ અવતાર જરાય બોલ્યું નહીં બધાના લાડવા ખાય ગોળ ખાય પણ એને ધ્યાન રાખી લીધું કે આ બ્લુ પાટલુન વાળા મને હોય ઘોંચાડી બસ હવે એમાં સૂચ્યું ભાઈ કે એ બધી ધીમે ધીમે જતા પછી ભલાને તેમ કે હવે તો હાથી ભૂલી ગયો એમાં એક દુકાને ઓટલે થોડો કામ પગથિયા ઉપર ભલો ઉભો હતો દેવાનું કઈ હતું નહીં લેવાનું કઈ હતું નહીં ઝપટ હાથીને ખ્યાલ આવી ગયો ને હાથીએ જઈને ન્યાથી ટાંટ્યો પકડ્યો હાથી મૂકે ભાઈ બુદ્ધિશાળી પ્રાણી એને ત્યાંથી પકડ્યો લઈને મળ્યો ભેડીને મારીને હા પગ મૂકવા ગયો ત્યાં મા બધ કે છડ દે છડ દે માવતે બચાવ્યો પણ હાથીને તો ભાઈ આને હેરાન કર્યો હતો ને એ રગદોડ્યો અને હજી નાખ્યો જુવારનો પૂળો જાય એમ પણ ઝાડા પેસા વસૂટી ગયા રગદોડાઈ ગયો મારે મૂકે પણ પછી એને કોઈ પૂછે ભલા કેમ છે પાછો નાકમાંથી બોલે એનું ન પૂછો જ ના હા હા હા હા હા એ બધાને સાળો કરાય પણ હાથીને ન કરાય એ હાથી છે ને આમ જાનવર જાડું પણ બુદ્ધિમાં બહુ ઝીણું મેં એને સાળો કર્યો ને મને એને ઢેડ્યો <laughs> પણ એ ભાઈ એક હક થઈ ગયો મને એક હક થઈ ગયું હું મને જન્મથી કંબજિયાત નું દરદ હતું જાજરમ જાઉં ને મને કોઈ રીતે ખુલાસો ન થતો પણ મને ઢેડ્યા પછી તો એકદમ ખુલાસો થઈ ગયો કંબઈ નું દરદ મૂળમાં જ મી ગયું આને રાજરૂમ જાવ ને એટલે મારે કાંઈ નહીં કરો હાથી ને સંભાળું ને એટલે બમ બમ બમ બમ બમ બમ બધા ભોગલ વસૂટી જાય હાથી ને સાળો ન કરાય અરે ભાઈ મોત ભળી ગયો મોટો ભય છે નો છે ભાઈ મોત નો ભાઈ છે અચાનક આવી જાય ને એ આ વાતું થાય એ આત્મનિષ્ઠા વગર પાર ન ઉતરે અખંડાનંદ સ્વામી જંગલમાં હેલા જતા ચાર સિંહ સાવજ આવી ગયા હા મેં આવ્યા નહીં ઘેરી લીધા અખંડાનંદ સ્વામી ઉભા રહ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાવજ ને કે મારને હું ઉભો છું ખાઈ લઈને ભૂખ્યો થયો મારો દેહ કામમાં ક્યાંથી તું ભૂખ્યો થયો હોત આવ્યો એટલે મારી મારી શું વિચાર કરે હવે આ ક્યારે રે તમે વિચાર કરો હે ભાઈ આ રે ક્યારે આત્મનિષ્ઠા વગર આ ધીરજ રહેતી નથી બહુ માર્મિક વાત આ વચનામૃતમાં કરી છે કે લાખ કરો આત્મનિષ્ઠા વગર આ ધીરજ ન રહે એટલે મોતનો ભય મોટો છે એવા અચાનક આવી પડેલા મોતમાં પણ આત્મનિષ્ઠા વાળો એ હિમગત એવો ઠંડો છે ને એનો ભય નથી હવે જોજો ભાઈ હમ બ્રહ્માનંદ સામે તરત પ્રશ્ન પૂછ્યો એ સંતોને લાખ લાખ સલામ આપણે તને વાંચીએ ને તોય સલામ હા ઘણા ને કઈ વચનાથ વાંચ્યો તો ટ્રાય કરશું એટલે આમાં હું ટ્રાય કરવાની છે અરે ભલા વાંચો અમૃત વેદવાણી વેદ થી અધિક છે ન સમજાય તો પુરુષોત્તમ નારાયણ બોલાયો બોલ્યા હોય એ વાક્યો ક્યાંથી મળે પૂંછલેલું ઢોર બોલ્યા છે ને ત્યારે ઢોર પૂંછલી ગયો લાકડા ભરાય કેવી કેવી મારો બાપ બોલતો હતો એ વાણીને સ્મરીએ તોય આપણને કાંઈક થઈ જાય મર્મો તો આઘારિયા હમ તો આત્માની ઇષ્ટાવાળાને મોતનો ભય નથી ને ભાઈ જો હવે ગુલ્લી મારે છે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ આત્મનિષ્ઠા મૃત્યુ સમયે કેટલી કામ આવે પેલા પ્રશ્ન ઉઠે એ તમે એ સંતની વિચક્ષણતા જુઓ મારા આત્મનિષ્ઠા છે એ અંત સમયે કેટલી કામ આવે મહારાજ કે અંત સમયે આત્મનિષ્ઠા જરાય કામ ન આવે કાંઈ કામમાં ના આવે ત્યારે તો ભગવાનનો દ્રઢ આશ્વર ઉપાસના એ જ કામ આવે આત્મનિષ્ઠા જરાય એટલે જરાય કાંઈ એટલે કાંઈ કામમાં ન આવે ઓહો તો કેમ તો કે એમાં એવું છે નદી ઓળંગવી હોય ને તો તરતા આવડતો ઉતરી જાય ન તરતા આવડતો ઉભો થઈ જાય એમ આત્મનિષ્ઠા વાળો હોય તો ભૂખ તરસ ટાટ તડકો માન અપમાન સુખ દુઃખ એ બધા નદીઓ જેવા છે એને તરવા હોય ને તો આત્મનિષ્ઠા વાળો તરી જાય પણ અંત સમય મૃત્યુ સમય છે તો મહાસમુદ્ર દરિયા જેવો છે એમાં તરતા આવડતું હોય ને એને વહાણનું કામ પડે એટલે આ મોત વખતે દરિયા જેવા તરવા મોતને આત્મનિષ્ઠા વાળો હોય કે વગર આત્મનિષ્ઠા વાળો બેયને ભગવાનનો દ્રઢ આશરો ને ઉપાસના રૂપી વહાણનું જ કામ પડે પણ આત્મનિષ્ઠા જરાય કામમાં ના તો આપણને તરત પ્રશ્ન થાય ભાઈ કે આપણે હમણાં વાત કરી કે મોત હોય તો આત્મનિષ્ઠા વાળો ડગે નહીં તો એને અંત સમય આત્મનિષ્ઠા કાંઈ કામ નહીં આવતી હોય એ શું વળી ડગી જાય ધ્રુજી જાય ને થથરી જાય ને પીડિત થઈ જાય એને શું અરે એક સુરીર યોદ્ધો પણ રણમાં નથી ડગતો આઝાદીના લડવૈયાઓ ભગતસિંહ જેવા ચંદ્રશેખર જેવા હસતા વંદે માત્રમ વંદે માત્રમ કહેતા કહેતા પોતાના હાથે ગાળિયા ગળામાં નાખીને લટકી જાય મોતથી ધ્રુજતા નથી અરે આત્મહત્યાનો નિર્ણય કરી લીધો એવો માણસ દસમતની ટ્રેનની સામે બાધ ભરીને ઉભો રહી જાય છે ફંગોળાઈ જાય છે એ ડરતો નથી તો આત્મનિષ્ઠા વાળો મોતથી ડરી જાય બિલકુલ ના ડરે તો પછી અહીં મહારાજે કેમ કીધું કે આત્મનિષ્ઠા છે એ મૃત્યુ વખતે કઈ કામ આવતી નથી હા એ શું કામ નથી આવતી એ જોવાનું છે એ બરાબર સમજવા જેવું છે અને એમાં જો આપણને કાંઈક પિન થઈ જાય અને જો મુદ્દો પકડાઈ જાય તો મારું તમારું કામ થઈ જાય મૃત્યુ છે ને એના બે ફટકા છે પહેલો ફટકો મોત મારે છે આપણા શરીર ઉપર મારે છે એ શરીર ઉપર જ્યારે મૃત્યુ ફટકો મારે ત્યારે મરનારો હોય એને ખબર પડી જાય એ હું મર્યો અને જોનારાને ખબર પડે કે આ ગયો એટલે એ મૃત્યુનો પહેલો ફટકો શરીર ઉપર પડે ત્યારે સુરવીર હોય એ પાર કરી જાય આત્મનિષ્ઠાવાળો પાર કરી જાય પણ મૃત્યુનો પછી બીજો ફટકો છે એ જીવ ઉપર પડે છે આ મોત એક જ એની રીત જ છે આ રીધમ જ છે બીજો ફટકો પછી જીવ ઉપર પડે છે જીવ ઉપર એટલે ખરેખર જે પડે પેલો જીવ દેહથી નોખો પડવાની જે ક્ષણ છે ને એ મૃત્યુનો બીજો ફટકો છે અને દેહથી જીવ જે નોખો થવાની પળ છે ને અતિ વિષમ અતિ વિકટ અતિ દારૂણ બસ ત્યાં કોઈ શુરવીરે તરી શકતો નથી કે કોઈ આત્મનિષ્ઠા વાળો પણ તરી શકતો નથી દસ વર્ષની ટ્રેન સામે સુરવીરતાથી ભલે આત્મહત્યા કરી રણ મેદાનમાં કપાઈને મરી ગયો હોય પેલો ફટકો સહન કરી જાય પણ બીજો ફટકો જે નોખું પડવાનો છે ને જીવને દેહને એ સુરવીર હોય કે આત્મનિષ્ઠા વાળો હોય એ ફટકો સહન થતો નથી સારંગપુરનું પંદરમું મધ્યનું ત્રેસઠમું બહુ વાંચવા જેવું છે એમાં શ્રીજી મહારાજ આ સમજાયું છે અંત સમય સ્થિતિ શું થાય છે ને એ આપણે સમજી લેવાની જરૂર છે અત્યારથી તો મહારાજ એમાં સમજાવે છે હું સાર રૂપે કહી દઉં પેલા તો પાપીની મહારાજે શું અંત સમય દશા થાય એ કીધું છે જે અજ્ઞાની છે પાપી છે જેને ભગવાનનો કોઈ આશરો નથી ભગવાનનો નામમાં કોઈ લેન દેન નથી એવા જે કૃત્યોવાળો જીવ છે એને જ્યારે મોત આવે છે સાંભળજો ત્યારે એને યમના દૂત દેખાય છે અને એના દેહની વિસ્મૃતિ થઈ એક એક પગલા યાદ રાખવા જેવા છો યમના દૂત દેખાય છે દેહની વિસ્મૃતિ થઈ જાય છે મૂર્છા અવસ્થા આવી જાય છે અને અનંત પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ પ્રગટ થઈ આવે છે એ વખતે જીવ અપાર પીડા પામે છે એ વખતે યમના દૂત પાપીના જીવને એના દેહથી જુદો કરે છે તાણીને હવે જડાઈ ગયો છે ને આપણે પેલા કીધું હતું ને એવો એટલે કોઈને હાવ સડીને ખોખું થઈ ગયું હોય તો શરીરમાં દેહાશક્તિ એટલી હોય છે કે નોખું થવું ગમતું નથી અને પડી નથી શકતો ગમે તોય નથી પડી શકતો એવો ગૂંચવાઈ ગયો છે આ છેવટે અસ્થિ વિસર્જન શું કામ આવ્યું છે શાસ્ત્રોમાં કે છેવટે એ હાડકામાં પણ આ જીવને આશક્તિ હોય છે આપણે ત્યાં બાળી નાખવાનો એટલે જ પ્રશ્ન પેલી રીત છે કે ખતમ કરો અને જે વધે એને કોઈ પવિત્ર શિરમાં પધરાવી દો એટલે એ દેહમાંથી સંપૂર્ણ પણ આસ્તકથી છૂટી જાય પછી ઓલો જીવ ત્યાં હોય તે પછી વિદાય થઈ જાય આના બધે બહુ શાસ્ત્રીયતા છે એટલે જીવને જુદું પડવું અતિ દુઃખદાયી છે કેવું જેમ ઓલો જતડામાંથી સોના ચાંદીનો તાર કાઢે ને અને જેમ બોલે અડાયા છાણામાં ઢોરનો વાળ રહી ગયો ને છાણ સુકાઈ ગયો ને પછી એને ખેંચો તો આખું છાણું ઊંચું થાય પણ વાળ નીકળે નહીં ને જો ખેંચો તો તૂટી જાય એવી અપાર વેદના સાથે પાપી દેહ મૂકે છે આવી વેદના છે મૃત્યુ વખત પણ આ ગતિ કોની છે અજ્ઞાની પાપી ભગવાનથી વિમુખ પણ અંદાજ તો આવી ગયો ને કે અંતકાળ કેવો છે હવે બીજા જે છે એને સમજીએ કયા આત્મનિષ્ઠાવાળાની અંતે શું સ્થિતિ થાય છે જે આત્મનિષ્ઠા વાળો એટલે અહમ બ્રહ્માસ્મી સોહમ સોહમ સોહમ તે હું છું તે હું તત્વમસી તત્વમસી એને ભગવાનના અવતારો ભગવાનની મૂર્તિઓ ભગવાનનું સ્વરૂપ ભગવાનનું નામ એનો કોઈ આશ્રય નથી બસ આત્મા પરમાત્મા બોલે એ બીજો નહીં આત્મા સો પરમાત્મા સચ્ચિત આનંદ બ્રહ્મ ખંડ મંડલાક આવું જેણે આત્મનિષ્ઠા જ દાખી છે એને અંત સમય આવે છે ત્યારે શું થાય છે દેહની વિસ્મૃતિ થઈ જાય છે મૂર્છાવસ્થા આવી જાય છે અનેક પ્રકારની આધિ અનંત પ્રકારની પ્રગટે છે બસ અહીંયા પેલો આત્મનિષ્ઠાવાળો ફસાય છે અને એ આધિ વ્યાધિ ઉપાધિ અનંત પ્રકારની એટલે વાત મૂકી દો જો આપણે કોઈનું પહેલી વાર અગ્નિ સંસ્કાર કે મોત જોયું હોય ને તમે અનુભવ યાદ કરજો પહેલી વારો તો કોઈનું મળદું જોઈને આજે કદાચ સ્મશાને જાય તો પેલી ક્ષણ માટે પોતે કરેલા જીવનમાં ખરાબ કૃત્યો સટાસટ નજર સામે આવી જશે હા એક ક્ષણમાં એમ જો કોઈ પાણીમાં ઉતર્યો હોય ને એમાં અચાનક ડૂબવાનું થઈ જાય ને મોતની ક્ષણ આવી જાય તો કુદરતની આ પરમ કરામત છે કે એ ક્ષણ વખતે એને પોતાના આખી જિંદગીના અપકૃત્યો ખરાબ કૃત્યો મલ્ટીમીડિયા હોય ને એમ સટાસટ સટાસટ સટાસટ સટાસટ સટાસટ દ્રશ્યો આવી જાય જોયા હોય સાંભળ્યા હોય એવા એક પછી એક એક પછી એક એક પછી સટાસટ જેમ સ્વપ્નમાં હોય ઘડીક પણ કેમ આખા વર્ષની જિંદગી દેખાય ને મહાપીડા પામે એટલું નહીં સંચિત કર્મોમાંથી પણ બધા કર્મો ઉભા થઈને ફૂંફાડા મારે મદારીના કરંડિયામાંથી જેમ કરંડિયા ઉગાડી નાખો સાપ ફૂંફાડા મારે એવા એને વાસનાઓ દુષ્કૃત્યો પડ્યા તો અનંત છે એ જીવને ફરી વળે ત્યારે આત્મનિષ્ઠા વાળાને તો કોઈનું બળ નથી એકલો છે એટલે એને પાર કરી શકતો નથી એમાં ડૂબી જાય છે એટલે શું થાય છે પુનરપી જનનમ પુનરપી મરણમ જો નીકળી ન શક્યો એટલે મહારાજે કહ્યું આત્મનિષ્ઠાવાળો કાંઈ કામ આવતી નથી આત્મનિષ્ઠા તો કોઈને એમ થાય છે કે લે આત્મનિષ્ઠાનો તો આત્મનિષ્ઠાનું તો ઉપનિષદોમાં બહુ કહ્યું છે અને એ તો મૃત્યુને તરી જાય છે હમ હા તરી જાય છે કોણ શંકરાચાર્ય મહારાજ જેવા જે હોય એ તરી જાય છે એ કેમ તરી જાય છે એમાં શું છે પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન કર્યું છે અને પોતાના આત્માને સર્વત્ર વ્યાપક એવું જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એની સાથે અભેદ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એવા લોકો જ મૃત્યુ વખતે તરી જાય છે અને બ્રહ્મમાં લીન થઈ જાય છે આ શાસ્ત્રીય વાત છે પણ આત્મદર્શન થયું હોય ગમે તેવી આત્મનિષ્ઠા હોય પણ સર્વત્ર વ્યાપક એવું જે પૂર્ણ બ્રહ્મ એની સાથે અભેદ સ્થિતિની જ્યાં સુધી નિર્વિકલ્પ સ્થિતિ ન થઈ હોય અને ભેદ રહ્યો હોય તો એ બધા ડૂબી જાય છે એને જન્મો આવે છે જન્મ મરણ લાગે છે આ મારા વચનો નથી ખુદ શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે આત્મ એક્ય બોધેન વિના વિમુક્તિ ન સિદ્ધતી સિદ્ધ્યતિ બ્રહ્મ શતાંતરે પી સો સો બ્રહ્માઓની આયુષ્ય ખતમ થઈ જાય એટલા યુગો એટલા જન્મો ગ્રહણ કરો તો પણ જ્યાં સુધી બ્રહ્મ સાથે પોતાના આત્માને નિર્વિકલ્પ અભેદ દશા ન થાય ત્યાં સુધી કોઈ આત્મનિષ્ઠ પુરુષ નિર્વાણ પામતો નથી ગતિ પામતો નથી હવે આવા આ વાતું થાય પણ આવા કેટલા કરી શકે એટલે આત્મનિષ્ઠા કંઈ કામ આવતી નથી જન્મ મરણ ટળતા નથી સંસ્કારો દબાવી દે છે પીડાઓ દબાવી દે છે અને ક્યાં સુધી લખ્યું બ્રહ્મ શતાંતરે આપી સો સો બ્રહ્મા ઉથલીને વ્યા જાય એટલા જન્મો ગ્રહણ કરે શંકરાચાર્ય મહારાજ કહે તો પણ કેવળ આત્મનિષ્ઠા વાળો તરી નથી શકતો એમના વચનો છે ઘેરે વિવેક ચૂડામણી હોય જોઈ લેજો હવે જે ભગવાનનો ભક્ત છે ભાઈ એને તમે જોઈજો હા જેને ભગવાનનો આશ્રય છે એને જ્યારે અંતકાળ આવે છે ત્યારે શું થાય છે એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે સમજવાનું આપણે જો આ એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે મૂર્છાવસ્થા આવી જાય છે આધિ ને વ્યાધિ અનેક પ્રકાર આ મોતની એક જ સિસ્ટમ છે આ આધિ વ્યાધિ ને ઉપાધિ અનેક પ્રકારની પ્રગટ થાય છે પણ પણ એને એ વખતે શું થાય છે એ વખતે એને ભગવાન અને સંતનો આશ્રય છે ને એટલે ભગવાન અને સંતનું દર્શન થાય છે અને ભગવાન અને સંતનું દર્શન થતાની સાથે તમામ આધિ વ્યાધિ ઉપાધિ બધી શાંત થઈ જાય છે અને ભગવાન પેલા ભક્તને દિવ્ય શરીર આપી દે છે અને દિવ્ય શરીર સાથે એ આત્માને લઈને પોતાના ધામમાં ચાલ્યા જાય છે આ ભગવાનના ભક્તને ભગવાનના આશ્રયનું ફળ છે એટલે આશરો કામ આવે છે આત્મનિષ્ઠા કશા કામમાં એ સમયે આવતી નથી એટલે જ આપણે બાળા ભોળા ભક્તો હોય તોય જો ને એ તરી જાય છે હા પણ આમાં આમાં કોઈને પ્રશ્ન થાય કે આપણે તો બહુ ભજન કરતા હોય ને આ બધું કરતા હોય તો પછી આપણને મૂર્છાવસ્થા આવી જાય ને વિસ્મૃતિ થઈ જાય ને આધિ વ્યાધિ ઉપાધિ પ્રગટે આપણે તો બહુ દ્રઢપણે ભજીએ છીએ હા એ રીત જ છે નવ્વાણું ને આ થાય કોને નવ્વાણું ટકાને આ થાય જ વિસ્મૃતિ થાય મૂર્છાવસ્થા આવે આધિ વિવાહ ઉપાધિ પ્રગટે એ વખતે એને ભગવાન બચાવે તરી જાય હા તો કોઈને એમ થાય કે આપણે ઘણા બોલતા ચાલતા હા મેં મહારાજ આવ્યા છે ને તેડવા આવ્યા છે હું જાઉં છું એને એને થાય આ તો સમજવું થોડું કઠણ છે સામે ભગવાન તેડવા આવ્યા છે એને પણ આદિવ્યાધિ ઉપાધિ પ્રગટે પણ સામે બેઠા છે ને આવ્યા છે એક ક્ષણમાં વિરામ લઈને રવાના એક ટકો છે એને આ ન થાય એક ટકા વાળાના કશી ઉપાધિ ન સ્પર્શ કઈ છે બિલકુલ ધોવાઈ ગયો છે અને જે બ્રહ્મ થઈને પરબ્રહ્મને ભજે એવો મુક્ત પુરુષ થઈ ગયો છે એને કોઈ આધિવિધિ ઉપાધિ મૂર્છાવસ્થા વિસ્મૃતિ સ્પર્શ કરતી નથી હવે એ ટકામાં આપણે બધા આપણી મેળે ગોઠવાઈ જવું હોય તો અલગ વાત છે પછી કે અમે તો એક ટકામાં જ આવીએ છીએ તો પણ એ કેવા હોય એક તમને દાખલો આપો આમ આપણને એમ થઈ જાય કે આહા હા હા હા શ્રીજી મહારાજે પ્રથમના સત્યોતેરમાં વચનામૃતમાં કહ્યું છે કે એ તો ઈશ્વરમાં જેવી સામર્થ્ય હોય એવી રીતે દેહ મૂકીને જાય આવા હોય એને સ્પર્શે નહીં એને શું બીજાને એ દ્રષ્ટિ કરે તો સ્પર્શવા ન દે એની બાજુમાં બેઠો હોય તો એવા હોય કેવા ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય ધ્યાની સ્વામી કૃષ્ણ સેવાદાસજી હતા બહુ મહાસમર્થ પુરુષ ને વૃદ્ધાવસ્થા થઈ પછી ગામડે ગામડે ફરતા જાય તો છ છ મહિનાથી અગાઉ બધાને કહેતા એ ભાઈ હવે અમને જલ્દી જવા દો બાપલાઓ હવે અમારે ધામમાં જવું છે અરે મા બાપ રોકાવો રોકાવાનું નહીં બહુ રહ્યા હવે અમને રજા દઈ દો હવે અમારે ધામમાં જવું છે ગામડે ગામડે કહેતા એમ કરતા મોટા ગોખરવાળા પધાર્યા મોટા ગોખરવાળાને ભક્તોને કીધું ભાઈ એ એક કાગળ લખો અને જુનાગઢ મોકલો ત્યાં અમારા શિષ્ય હરિદાસજી પુરાણી છે કોઠારી ઉપર કયો એને જલ્દી અહીં મોકલે વળી અમારા શિષ્ય પુરાણીને એમ થશે કે અમને ભેળા ન થયા સ્વામી અમને છેતરીને વીએ ગયા માટે કાગળ લખો જુનાગઢ કાગળ લખ્યો કે હવે અમારે ધામમાં જ આવવું છે તો અમારા પુરાણીને મોકલી દો કાગળ મળ્યો એટલે નિષ્કામાનંદ વરણીની સાથે એમને ત્યાં ગોખરવાળા મોકલ્યા આવી ગયા દશમને દાડે એટલે એકાદશીને દાડે સ્વામી ધ્યાની સ્વામી કૃષ્ણ સેવાદાસજીએ ગોખરવાળાના હરિભક્તોને બધાને કીધું ભાઈ ચાર દિવસે ચોથે દિવસે અમાસ દિવસે અમારે જવું છે એ કથા વાર્તા સત્સંગનો લાભ લઈ લેજો પછી આવું નહીં મળે અને હરિભક્તો તો ગોખરવાળાનો સત્સંગ એ વખતનો ભાઈ ધમાકેદાર તો એ બધા બહુ સ્વામીની સેવા ભજન ભક્તિ કીર્તન હે આખો દી ખસે નહીં એમ કરતા ચૌદસ નો દાડો થયો એટલે કોક કોકને પાછું એવું થતું હોય ને કે આમ હાવ ખાય બપોરે જમે નિરાતે જમે હુઈ જાય હાપડી આરે નાવા આવે હાલીને જાય આમ થોડું કે મરી જાઉં એટલે ટપ દઈને ખરી જવાતું છે આમ આ થોડી લીંબોળી છે હું પાકી ગયો એટલે પણ સ્વામી ચૌદસ નો દાડો થયો એટલે અર્જુન સુથાર બહુ સારા હરિભગત એને બોલાવ્યો એને કે એ અર્જુનભાઈ હા સુથાર છો ને બેઠા છો મારી સામે જોઈને તો અગ્નિ સંસ્કાર માટે સમસ્યાને લઈ જવા માટે મારી પાલખી બનાવી અરે પણ સ્વામી ગયા પછી પાલખી હોય અરે મારે જોવું જ પડે ને મને હરખું બેહતા ભાવે છે કે નહીં તમે જોવો તમે જોવો ભગવાનનો આશ્રય અને એમાં સ્વામિનારાયણનું સર્વોપરીપણું જોવો એ કે પાલખી બનાય પાલખી બનાવી સ્વામી કે બેહવા દે બેહીને કે આ દાંડો વાગે છે હરકો કઈ આ દાંડો હરકો કઈ આમ પગ ક્યાં રહેશે બરાબર બધું કર્યું એને કીધું એમ બધી પાલખી બનાવી આવું મૂકી દે બહાર બપોર પછી થયો એટલે ગામના આગેવાન હરજી પટેલ અને ધરમસિંહ પટેલ એને બે બેને બોલાવ્યા હાલો મારે નદીએ જે નાવા ગામને પાદર ચૈત્ર મહિનો એટલે ચૈત્ર વધી અમાસે ધામમાં જવાનું ચૌદનો દાડો છે ચૈત્ર વધી ચૌદસ છે પાણી થોડું ઘણું નદીઓમાં ત્યારે વહેતા નદીએ નાવા ગયા નાયા પછી નાની બહાર નીકળી કપડાં પહેરીને ધર્મસિંહ પટેલને ને હરજી પટેલને સ્વામી કે આ નદીનું વેણ છે ને એનાથી બે હાથ આગું કરીને અહીં પાણો મૂકો મોટો લઈ આવો પાણો મૂક્યો જો હું કાલે ધામમાં જાઉં ને મારો અગ્નિ સંસ્કાર અહીં કરજો આ શેતનુજીના પૂરના પ્રવાહમાં મારી કોઈ નિશાની રહેવી ન જોઈ એટલે મારા પગ પકડો હમ ખાવ કે જ્યાં અગ્નિ સંસ્કાર કરશો ત્યાં મારો કોઈ ઓટો નહીં કરો ડેરી નહીં કરો કાંઈ સ્મારક નહીં કરો કયો હા હમ ખાવ ભલે સ્વામી તમે રાજી થાઓ બસ પાણો મુકાવી હાવ શેત્રુજીને કાંઠે પ્રવાહની પાસે હમ ખવડાવી કોઈ વસ્તુની ત્યાં સ્થાપવાની મંદિરે આવ્યા આવીને હરિભગતને કહેવાય જાને આ ગોખરવાળી બાજુ આંબા ગામ છે ને હરિભક્તોને કે સ્વામીને કાલે ધામમાં જવું છે બધા ઉત્સવિયા બધા જાંજ પકવા ઢોળ બધું લઈને આવે ને આપણે કીર્તન ઉત્સવ કરવો છે ને ધામમાં જવું છે અને સવારે આવી જાય ને કેજો કાલે અમાસે એ આંબા ગયો માણસ ત્યાંથી સવારના હરિભક્તો આવ્યા સવારનો પોર ગોખરવાળાના હરિભક્તો આંબાના હરિભક્તો એ બધા બેઠા છે ધૂન ભજન કરે છે સ્વામી હાંકોટા મારે છે હારવાર કીર્તનમાં ધૂનમાં ઓહો સ્વામી કેલા સાધુરામ શીરો બનાવો શીરો શીરો બનાવો હે એના કડાયા બનાયા અને આંબા ગામના હરિભક્તો ગોખરવાળાના હરિભક્તો ને સ્વામી હાથે ભરી ભરી ડંકા ભરી ભરી હાથી હાથી લઈ લઈને શીરો જમાડ્યા ચોખ્ખા ઘીના તેદી વેજીટેબલ તો નતા હે ઘીના શીરા જમ્યા બધા તૃપ્ત થયા બેસો હામે હાલો હવે લ્યો ઢોલ નગારા જાન ભગવાન બેહો આ બાજુ આંબા વાળા આ બાજુ ગોખરવા વાળા સ્વામી કે ઓલી પાલખી લાવો પાલખીમાં બેઠા નાય ધોય લુગડા બદલાવીને બેઠા પાલખીમાં પાલખી નામે કીર્તન શરૂ કર્યા મળે મોત એ ભાઈ પાલખીમાં બેઠા ઓલા કીર્તન કરે ત્યાં સાધુ એ લાવીને ઠાકોરજીનો હાર ગળામાં પહેરાયો સ્વામી કે ખાલી હાર હોય આપણો રૂમાલ હોત મૂકી દો પાઘડી પાઘડી મૂકી ગળામાં હાર સ્મશાન યાત્રા લઈ જવાની પાલખી એમાં બેઠા સામે કીર્તન થાય એક કલાક સુધી કીર્તનો કર્યા ઓત્સવની રીતે સ્વામી કહેવે રાખો રાખો કીર્તન રહ્યા સ્વામી કે જો ભાઈ એ હું ધામમાં જાઉં ને બહુ મજા આવી કીર્તનોની આ ગોખરવાળા ગામમાં આપણે ધામમાં જઈએ એટલે ગોખરવાળા છે ને વાળા હું ધામમાં જાઉં પછી આ મારી પાલખીની આગળ ગોખરવાળા વાળા જાંજ પખવાદ લઈને કીર્તન કરતા કરતા મને અગ્નિ સંસ્કાર માટે લઈ જાય અને આ આંબા ગામવાળા છે ને મારી પાસે પાલખીની પાસે હાલે એ બે ગામના ઓછવ્યાની વચ્ચે મારી પાલખી રાખજો અને આવી રીતે ધમાકેદાર કીર્તન ભજવાન કરતા કરતા મને અગ્નિ સંસ્કાર માટે લઈ જજો હા પાકું પાકું હાલો ધૂન કરો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી ધૂમ થઈ બે પાંચ મિનિટ સ્વામી કે રાખો રાખો બોલો સહજાનંદ સ્વામી મહારાજ ની જય સ્વામિનારાયણ ભગવાન ની જય આવજો જય સ્વામિનારાયણ મને સંકલ્પ થઈ ગયો આમ કથા કરતા કરતા હું આમ વયો ગયો હું તો આ મળે ઈશ્વરાવતાર જેવા સાધુઓ કોઈ કે સંપ્રદાયમાં કાંઈ નથી તારું માથું ફીટ્યું તારે વાંચવા જોઈએ એ સાધુઓ એક એકથી એક એકથી મરદ એ કાળના માથા લણી લે એવા સાધુઓ એવા આપણે ત્યાં સ્વામિનારાયણ મહામંત્ર અને એની મૂર્તિના પ્રતાપથી થયા છે એ સ્વામી આવી રીતે ગયા એવી સામર્થ્ય એક ટકો પછી ભલે આવી રીતે દરેક સંતો આવું કરે જ એક ટકામાં હોય એવું નથી પણ એને આધી વ્યાધિ ઉપાધિ સ્પર્શે નહીં એમ કહેવાનું એવો એક ટકો છે નવાણુંમાં આપણે આવતા હોય બધી સાવધાની આપણે જરૂરી છે તો આત્મનિષ્ઠા અંત સમયે કાંઈ કામ આવતી નથી પરંતુ ભગવાનનો દ્રઢ ઉપાસનો અને આશ્રય કામ આવે છે મધ્યના પાંત્રીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ સમજાવ્યું છે ભાઈ કે આટલું કરો કલ્યાણમાં વાંધો ન આવે એક પોત પોતાના ધર્મમાં રહેવું બીજું ભગવાનના નામનું સ્મરણ કરવું ત્રીજું ભગવાનના ચરિત્ર કહેવાને સાંભળવા અને ચોથું ભગવાનની દ્રઢ ઉપાસના રાખવી ઉપાસનાના બે અર્થ છે એક ઉપાસના આરાધના નામ સ્મરણ નવતા ભક્તિ કરવી બીજો અર્થ ઉપાસના એટલે સમજવું જ્ઞાન વેદનમ જાણવું શું જાણવું ભગવાનને સદા દિવ્ય સાકાર મૂર્તિ જાણી એમના જે જે અવતારો હોય એમાંથી પ્રિય અવતારનું શરણ સ્વીકારી એ મૂર્તિનો આશ્રય કરી એમાં દ્રઢ સાકારપણાની સદા દિવ્ય મૂર્તિ સાકારપણાની નિષ્ઠા રાખી અને એમની નિષ્ઠામાં દ્રઢ રહેવું આટલું કરો એટલે તમે વહાણમાં બેસીને દરિયો તરી જાઓ એવી રીતે ભગવાનના ધામમાં પહોંચી જાઓ સાકાર સ્વરૂપના આશ્રય વિના કોઈ મદદમાં ન આવે સર્વત્ર વ્યાપાર નિર્ગુણ બ્રહ્મ છે ને બાપા એ ગમે એટલું બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ કરો ને તો એ બ્રહ્મ સાક્ષી તરીકે જોઈએ રાખે પણ મદદમાં ના આવે એ સાકાર જ કામ આવે એક જણો સ્કૂટર લઈને જતો હતો તે ચાર રસ્તે ત્યાં નીકળ્યો ને તે રાતના સમયે તે હેડલાઇટ ન મળે તે પોલીસે ઉભો રાખ્યો નિયમ વિરુદ્ધ લાઇટ કેમ નથી હલો કે સાહેબ આટલી બધી આજુબાજુ લાઇટ બળે સ્ટ્રીટ લાઇટ છે ફ્લડ લાઇટ છે આટલી છે આગળ એટલી ટમટમ્યું ન હોય તેમાં શું વાંધો આવે છે તમને એટલે પોલીસ વાંકો વળીને અને ટાયર બે માંથી હવા કાઢી નાખી અરે અરે સાહેબ તમે શું કરો છો હવા કાઢી નાખશો તો ઘેરે કેમ પહોંચી આટલી બધી ચારે બાજુ હવા છે ટાયરમાં હોય કે ન હોય શું ફેર પડે છે એમ સર્વત્ર વ્યાપક બ્રહ્મ ભલે નિર્ગુણ નિરાકાર હોય પણ સાકાર સ્વરૂપ જ આપણને ઘેર પોગાડે બીજું ન પોગાડે માટે ભગવાન દ્રઢ સાકાર ઉપાસના રાખે એ આપણા ટાયરમાં એટલે હૈયામાં હોવું જોઈએ સાકાર સ્વરૂપ મદદે આવે ભલે સર્વત્ર વ્યાપક છે એની કોણ ના પાડે છે એટલી દ્રઢ ઉપાસના હોય એ જ કામ આવે છે પણ આત્મનિષ્ઠા સિવાય બીજું કાંઈ કામ આવતું નથી હવે મજાની વાત હવે મુક્તાનંદ સ્વામી બીજો હજી જુઓ કેવી લિંક છે કયો છે હેતુ છેટ આ જીવ પહોંચી જવો જોઈ હે ભાઈ ક્યાંય અટકવો ન જોઈએ મુક્તાનંદ સ્વામી કેવો પ્રશ્ન લઈ આવ્યા હે મારા આ ભગવાનનો ભક્ત હોય એને સિદ્ધિઓ આડી આવે છે જોજો ક્યાં ક્યાં હું હું નડે છે આપણે તો હાવ નિરાયતે બધા આજે રસોઈ હતી હતી લાડો લાડો વાડો ખાઈને સત્સંગ અરે એ ભગવાન બહુ આકરું છે ભાઈ આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા ને લોલે લોમ હાલે એટલે કાંઈ ખબર પડે નહીં લોલે લોલ લોલે લોલ એટલે હું વંદુ બોલતા હોય ને એમાં પછી આમ એટલું વંદુ જતા લોલ લોલ સંભળાય બીજું કાંઈ સંભળાય નહીં એને લોલે લોલ કહેવાય એટલે આગળનું કાંઈ આપણે સમજવું જ નથી પાછળ લોલમ લોલ લોલ લોલ હાલે બસ એક પગ ઓઈન એક પગ ત્યો વચમાંથી એના કરતા હનુમાન હખણા રહ્યો મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો મહારાજ આ ભગવાનના ભક્તને સિદ્ધિવાડી આવે છે તે દ્રઢ ભગવાનનો ભક્ત પરિપક્વ નિશ્ચય વાળો એને જ આવે છે કાચા પોચાને આવે છે મહારાજ કે સ્વામી એ સિદ્ધિઓ તો જે ભગવાનનો દ્રઢ પાકો ભક્ત હોય દ્રઢ નિશ્ચય હોય એને જ આવે છે બીજાને તો સિદ્ધિઓ દુર્લભ છે અને એ સિદ્ધિઓ પણ પાકા ભક્તની કસોટી માટે ભગવાન પ્રેરે છે કે જુઓ ને એને મારા ઉપર જાજુ હેત છે કે સિદ્ધિઓ ઉપર હેત છે એ જોવા માટે સિદ્ધિઓ પ્રેરે છે સિદ્ધિઓ શું છે ભગવાનની અનંત યોગ શક્તિઓ છે આ પાતંજલ યોગ સૂત્રમાં ભાગવતના એકાદશ સ્કંદના પંદરમા અધ્યાયમાં બહુ સવિસ્તારપણે આ સિદ્ધિઓનું વર્ણન છે મુખ્ય એમાં અનંત શક્તિઓ છે ભગવાનના સ્વરૂપમાં એમાંની મુખ્ય અઢાર છે એમાં અઢારમાંથી પણ મુખ્ય આઠ છે આઠ અણીમાં મહિમા ગરિમા લઘીમા ઈશિતા વશિતા પ્રાપ્તિ પ્રાકામ્ય એક એકને કાંઈ આપણે સમજવા જવું નથી પણ એનો સમ ટોટલ શું છે કે ભગવાનમાં શક્તિઓથી જ ભગવાન બધું કામ કરે પોતાની આ યોગ શક્તિઓ છે અનંત શક્તિઓ છે કઈ સંકલ્પ માત્રથી બ્રહ્માંડનું સર્જન કરે ને સંકલ્પ માત્રથી બ્રહ્માંડનો નાશ કરે સંકલ્પ માત્રથી અણુ જેવા થઈ જાય સંકલ્પમાંથી વિરાટમાં વામનમાંથી વિરાટ થઈ જાય એક ક્ષણમાં અહીંથી એક ક્ષણમાં બીજા લોકમાં દર્શાય ગમે તેવા રૂપ ધારણ કરી શકે પશુ પક્ષી ગમે તેના ગમે તેટલા રૂપ ધારણ કરી શકે અનંત અનંત બ્રહ્માંડોનું જ્ઞાન આ બધી ભગવાનની શક્તિઓ છે એ શક્તિઓ અંશાત્મક રૂપે ભગવાનના ભક્તની આગળ સિદ્ધિઓ રૂપે પ્રગટ થાય છે જેવી રીતે પેલા તપસ્વીઓ તપ કરે ઋષિ મુનિઓને અપ્સરાઓ આવે છે ને દેવતાઓ ભંગ કરાવવા મોકલે છે પછી એમાં પડી જાય તો એનો તપ ગયો ન પડે તો જીતી ગયો એમાં એ પાડવા નથી આવતા પણ કસોટી માટે ભગવાને સિદ્ધિઓને મોકલે છે કે તમે જુઓ હવે વિચાર કરો ભાઈ વડીલો તમે એટલું વિચાર કરો કે આવી જે સિદ્ધિઓ છે શું ધારે તે થાય સંકલ્પ કરે હાજર થાય સંકલ્પ કરે દેવતા હાજર થાય સંકલ્પ કરે બ્રહ્માનું પદાર્થ હાજર થાય અહીંયા બેઠો બેઠો હજારો લાખો ગાઉ વાત સાંભળે મોબાઈલ ચાર્જ આવે નહીં કોઈ મંથલી ભાડું કાંઈ ન આવે જે વસ્તુ જોતી હોય આમ ઉપાડી લે એનું કોઈ વચન બ્રહ્માંડમાં ઉથાપી ન શકે હવે આવી સિદ્ધિઓ આમ સામે આવીને ઊભી હોય લાલચ થાય કે નહીં સંકલ્પ કરી થાય જ્યાં જવું હોય ત્યાં જાય એક ક્ષણમાં અમેરિકા એક ક્ષણમાં ઇન્ડિયા આ હા આવું કોને લોભ ન જાગે ભાઈ બહુ વાત મોટી છે અત્યારે જ અહીંયા આમ અહીંયા એમ આવે સંતો લઈને કે ભાઈ અહીંયા કા કલ્પ વૃક્ષ છે એ તો ખબર છે ને કલ્પ વૃક્ષ નીચે બેસે ને જે સંકલ્પ કરે એ બધા સિદ્ધ થાય હવે અહીંયા સંતો લાવીને એક રોપો લઈ આવે કે ભાઈ આ કલ્પ વૃક્ષનો એક રોપો ભગવાને આપ્યો છે આમાંથી કોઈને જોતો હોય તો લઈ જાય કોઈ ઉભા થાય થાય અરે આ મંડપ મંડપ વેખણ ચૂથણ થઈ જાય વ્યાસ વ્યાસ બાફી ઉડી જાય કલ્પવૃક્ષનું કુંડું તૂટી જાય એના પાંદડા ચૂંથાઈ જાય એક શેઠ શ્રીમંત હવે એને કંઈક માનતા થોડીક દૂર રાખીએ છીએ પાંચેક દિવસ જાતા થાય ને પછી આવતા થાય એવી તો હાલીને જવાનું પરિવાર સુખી સંપન્ન હવે આખું ઘર જવાનું એટલે એનો નોકર હતો ને નોકરને કીધું જો અમે બધા જાય છે તું આ ઘર બધું સાચવજો એટલે કે ભલે શેઠ સાહેબ જો અમે કોઈ છીએ નહીં અઠવાડિયે આવશું બરાબર ધ્યાન રાખજે ઘરનું અને જો આ બધી ચાવીઓ પણ તું સાચવે આ બધા નાના મોટા ઓરડાની આ બધા નાના મોટા કબાટની આ બધી ચાવીઓ તું રાખ અમે ભેળું ક્યાં લઈ જાવ ભાઈ આ તું વિશ્વાસ જો તને બધું સોંપીને જાય છે રાખજે સાચવજે અમે જઈએ છીએ એ બધું સોંપ્યું આ બધા હાલીને ઉપડ્યા હજી ગામને ગોંદરે જ્યાં ન ગયા ને આ પરિવાર ત્યાં નોકર દોડતો દોડતો આવ્યો શેઠ સાહેબ મારે તમારે નોકરી નથી કરવી કેમ ભાઈ તને શું થયું તમને મારામાં વિશ્વાસ જ નથી એટલે વિશ્વાસ હતો તઈ તો તને આ બધી ચાવીઓ સોંપી છે બધા કબાટોની રૂમોની તું કે વિશ્વાસ નથી શું ધૂળ વિશ્વાસ છે બધા કબાટોની ચાવી સોંપી છે પણ જેમાં સોના ચાંદી તિજોરી છે એની ચાવી છે આમાં અને શેઠે માર્મિક જવાબ દીધો બેટે જેને તિજોરી ઉપર ધ્યાન હોય એને તિજોરીની ચાવી નથી મળતી ઓહો એમ જેને સિદ્ધિઓ ઉપર ધ્યાન હોય એને સિદ્ધિઓ મળતી નથી પણ પાકો થાય એને આવે છે એ શેના માટે આવે છે કસોટી કરવા એ એને ભગવાનમાં હેત છે કે સિદ્ધિઓમાં હેત છે તો ભાઈ પ્રશ્ન એ થાય ભગવાન તો અનંત જ્ઞાન ધરાવે છે તો એને ભક્તની ખબર ન હોય આ કાચો છે પાકો એ કસોટી કરે ત્યારે એને ખબર પડે કે આને કેનામાં હેત વધારે છે અને જો એટલું અજ્ઞાન થયું તો ભગવાન શેનો તો એના માટે સિદ્ધિઓ પ્રેરક હવે તમે જુઓ તો પછી મને ખબર પડી પાકો છે કાચો એ કસોટી છે નહીં પણ એને કસોટી વગર ખબર પડે તો ભગવાન ખરો ને ભાઈ ભગવાનને કાંઈ કસોટીની જરૂર નથી એને કાચા પાકાની બધી ખબર છે આપણને ખબર હોતી નથી એટલે સિદ્ધિઓને પ્રેરે લોભાઈ જાય એટલે ભગતને ખબર પડે કે હું આટલો કાચો છું એટલે હવે સુધારો કરી લીધા જેવો છે એટલા માટે સિદ્ધિઓને મોકલે છે ભગતને ખબર પડે કાચો પાકો છું કે નહીં જો એમાં ન લોભાય તોય એ પાર ઉતરી જાય છે એ કેવા હોય છે અંબરીશ મહારાજા જેવા હાથે રસોઈ કરે હાથે વાસીદું કરે હાથે પાણી ભરે હાથે ઠાકોરજીની બધી સેવા કરે પાણી ભરી આવે એની આગળ સિદ્ધિઓ પ્રગટ થઈ મહારાજ અમને સેવા આપો સંકલ્પ કરો પાણી હાજર થાય સંકલ્પ કરો ભોજન હાજર થાય સંકલ્પ કરો દેવ સવા થાય આ બધું અમે કરીએ અંબરીશ મહારાજ કે માવડીઓ છેટી રહેજો આ બધું મને કરવા દો તમે મારી પાસે કોઈ આવતા નહીં જો એ અંબરીશને ભગવાન આધીન થઈ જાય અંબરીશને કાંઈ પડી ન હોય પછી સુદર્શન ચક્રને કે તમે ગાદી ઉપર બેસો ને એના રાજ્યનું રક્ષણ કરો ભગવાનને બધું સંભાળવું પડે ને અંબરીશને આધીન થઈ જાય છે એવો જે હોય એ પછી ભગવાનની પાસે પહોંચે છે નહીતર સિદ્ધિઓમાં અટકી જાય છે હવે આપણે સિદ્ધિઓ આવશે આવશે એ ભાઈ બધાને સિદ્ધિઓ આવે છે મહારાજે ભલે કીધું પાકાને આવે કાચાને આવે બધાને સિદ્ધિઓ આવે છે એ સિદ્ધિઓ શું છે બે પૈસા મળે ઓલી સિદ્ધિઓને એક બાજુ રાખો બે પૈસા મળે આ જો અમારે છે ને સાધુ સંતો હોય ને દર જગ્યાએ તમે જોજો જો તમને બુદ્ધિ હોય ને તો તમે સમજી લેજો એ સાધુ હોય થોડું ઘણું ભજન કરે જાડા લુગડા પહેરે થોડા ધર્મ નિયમમાં રહે અરે ભાઈ થોડું ઘણું ભજન ને થોડો આચાર હોય એટલે શું થાય તરત લોકો આવવા માંડે પાંચ લોકો આવે એટલે માનવા પૂજવા માંડે થોડો પૈસો ઠલવા માંડે પ્રજા તો ભોળે કલ્યાણ માટે આપવા માંડે એ પૈસો ઠલવાવા માંડે માનનારા થોડા શિષ્ય વધી જાય મગજ છટકે જો આ સિદ્ધિઓમાં લેવાના હવે બસ ટોળા વધારો પૈસો લઈ આવો હવે આપણો વ્યાપ કરો છવાઈ જાઓ આખા વિશ્વમાં સિદ્ધિઓ આવી જો અટવાણો લેવાણો શું કરે પાછા એ મોહ છે કે નહીં કેમ ખબર પડે કઈ રીતે આ બધા મારા થઈ રહીએ એના માટે ગાળિયા શરૂ થઈ જાય જેના તેને અવગુણ ગાલી બીજે જાવા ન જોઈ આ એનું જે છે ને એ આમાં જ ત્રણ મુદ્દામાં જ ખબર પડી જાય અવગુણ ગાલે ત્યાં કાંઈ નથી કલ્યાણ જોતો અહીંયા આવજો આ પડ્યો છે બીજું સાચા ખોટા પરચાની હવા ઊભી કરે આ આવા છે આ વ્યક્તિ આવી છે આમ છે આ છે ભાંગ્યો પાપડ ભાંગતો ન હોય અને અમુક વસ્તુ તો ભાઈ તમારી શ્રદ્ધાને લીધે થતી હોય એનો જસ સાધુ ખાટતા હોય છે નથી એના જીવનમાં એવું કા ન બને પણ સાચી ખોટી પછી બધી એવી મહિમાની પરચાની વાતો કરી એ બધું ઓલાને પકડી રાખવા માટે બધું ખેંચે અને ત્રીજી વાત શું કરે કે જે બધા હરિભક્તો આ બધા છે ને ભેળા થયા છે એને પકડી રાખવા માટે એને ગમે એવા નખરાને ખેલ શરૂ થાય પછી સાધુના ધર્મમાં હોય કે ન હોય પણ ભોળી પ્રજા પછી એવો માઇન્ડ વોશ કરી નાખ્યો હોય કે એ સાચું કરે છે ખોટું કરે છે વિચારવા માટે એની પાસે તાકાત રહેતી નથી અને પછી ભેળા થઈને પછી બસ હવે આપણું કલ્યાણ થઈ ગયું કબીર સાહેબ કહે નાચના કૂદના ઢોલકા પીટના રાંડિયા બાજીકા એ ખેલ નહીં અખંડ તાર નિષદે રામસો લાગી રહે કબીર તબ જાન્યો કબીર ભક્તિ પાઈ ઓહો એને ભાઈ લેવાયો નથી ને એ ભગવાનનો ભક્ત છે એટલે ગ્રહસ્થ હોય તો થોડી સુખ સંવિધાન પૈસો મળે એટલે મગજ ફરી જાય સાધુને થોડા માનમાં પૂજવા વાળાને પૈસો થોડો ભેળો મંડો થવા એટલે પછી એને બધું આ બધું શિષ્યોનો નાનો તેનો મોહન ગરબડ ગોટાળા એ બધા શરૂ થઈ જાય આ બધી સિદ્ધિઓ છે એટલે ખરા તો સાધુ એ છે કે એમાં લોભાય નહીં કામ ન કરવું એવું નથી પણ જે અંદર ભરેલો હોય ને એને આની જરૂર નથી ફૂલ ગુલાબનું ખીલે એને કોઈ આમંત્રણ પત્રિકા ઇન્વિટેશન ભ્રમરાને એક મધમાખીઓને લખવાની હોતી નથી એની મેળે આવે પછી ગાળિયા નાખવાની જરૂર નથી કઈ એને કંઠીઓને ગમે તેમ કરીને પકડીને ગાલી દો આપણી પાસે બીજે જવો નથી એ કરવાની જરૂર નથી એ કરે એટલે ખેલાડી સમજી લો એ દાવ પેચમાં રમતો નથી હોતો મારા બાપલા દાવ પેચ નથી હોતા એની પાસે ખેલ નથી હોતા ને એ ખેલાડી નથી હોતો એવો એ એક એક ભગત એક સાધુ એની આગળ ભગવાન પ્રગટ થયા ભગવાને કંઈક સાધુ માગ માગ હું તને કંઈક આપવા આવ્યો છું એટલે સાધુ કે મહારાજ મારે કાંઈ જોઈતું નથી આપનું દર્શન અને ભજન સિવાય મારે બીજી કોઈ મૂડી જોઈતી નથી નહીં નહીં નહીં હું આવ્યો છું તો મારે તને કંઈક આપવું છે માગી લે ના મહારાજ મારે કાંઈ જોતું નથી છેવટે ભગવાને કીધું જો હું તને એવું આપીને જાઉં છું તું જેના ઉપર દ્રષ્ટિ કરીશ ને એના તત્કાળ દુઃખ દર્દ નાશ થઈ જશે તારી દ્રષ્ટિ પર્યાપ્ત છે જા હું તારી દ્રષ્ટિમાં તાકાત મૂકીને જાઉં છું આવ્યો છું પેટ્રોલ બાળીને તો હવે ધક્કો ખોટો નહીં ખાઉં કારણ કે પચાસ રૂપિયા મોંઘું હવે હું તને એ એવી દ્રષ્ટિ તારી આંખમાં તાકાત આપું છું જેની માથે તો દ્રષ્ટિ પાડે એના દુઃખ દર્દ ક્ષણમાં નાશ પેલો સાધુ કે મહારાજ ભૂલે ચૂકે મને એ દેતા નહીં મારા બાપ મારા ઉપર જો તને કરુણા હોય તો આ મને દેતો નહીં નહીં નહીં નહીં નહીં મહારાજ ભગવાન કે પણ મારે દઈને જવું છે તું મારો લાઈટ કયો છો મને લાડક્યો હોય તો મને શું કામ મારો છો શું કામ જો તમારે મહારાજ તમારું હું ખરો હું તમારું વેણ રાખું થોડું મારું વેણ રાખું ફિફ્ટી ફિફ્ટી કરો ફિફ્ટી ફિફ્ટી શું તમે જે આપો એ તાકાત હું લઈ લઉં છું કે જેને હોય દુઃખ દર્દ તમારે દૂર કરવા છે ને મારા મારફત સારું દ્રષ્ટિને મહારાજ ના આપો તો મારી પડછાયામાં તાકાત આપો હું જ્યાં નીકળું જેની માથે પડછાયો પડે એના દુઃખ દર્દ નાબૂદ થઈ જાય મને ખબર ન પડે કે મારાથી કોણ સુખીઓ થયો છે મને એનું અભિમાન ના આવે અને હું તને ભૂલું નહીં આ વાત જુઓ તમે આ વાત જુઓ એમ ભાઈ આ જોગી સામે બેઠા સામર્થ્ય અપાર છે એવો વર્ષથી વાદળી જેવો સંત હોય એની પાસે કોણ કોણ હારા થયા કોણ કોણ આ થયા એના લિસ્ટ નથી હોતા તમારા છોકરાને બર્થડે હોય ત્યારે એ ઇન્વી કાર્ડ નથી મોકલતા ગુલદસ્તા નથી મોકલતા છોકરા તમારા છે એને તો મૂકીને આવ્યો તો એ આ તો બધું કોમર્શિયલ બેઝમેન્ટ છે બધું આ એ કંઈક કરવાની જરૂર નથી હોતી એ હોય એ બધું હા તમારું કલ્યાણ થાય કે નહીં થાય મારે એનો અત્યારે બહુ પેસ્ટિપેન્જન નથી કરવું પણ તમે માનીને બેઠા હોય એવું નથી થતું હતું એટલે બહુ શુદ્ધતમ વાત તો ઓલિયો ગોતવો પડે અને એ આવો હોય અલિપ્ત નિરાળો અને છતાં બધું થતું હોય છતાં પડછાયાથી થતું હોય એવો વિહરતો હોય એનામાં ઐશ્વર્યો છે એ સિદ્ધિમાં લેવાનો નથી બાકી જે આમાં રહી ગયા ભલે સત્સંગનું કામ થતું હોય પણ સ્ટોપ થઈ ગયું છે શાસ્ત્રની વાત છે પછી તમને મારી વાત ગમે ન ગમે તો ભાઈ તમારી વાત છે પણ એ આગળ જે દ્રષ્ટાંત કહ્યું ને એમ લોભાયા છે અને એ ઠેઠ પહોંચે એમ તો નથી જ કામ થતું છે પણ અટક્યા છે એ અટકવાનું એને જોવાનું છે તમારે જોતું તમારે જોવાનું છે એટલે સિદ્ધિઓ પાડી દે છે એ કીર્તિ એ શિષ્યો એ વાહવા એ તાળીઓ એ પ્રશંસા એ માનવા પૂજાઓનું વ્યક્તિ પૂજા હે તમારે આમ એટલે એ લેવાઈ ગયા આ લેવાઈ ગયેલી વ્યક્તિઓ છે એમાં ન પડે આ જોગી સ્વામી જયારે બરાબર અવસ્થામાં હતા અને કોઈ બે વાક એમના વિશે બોલે ને નજરે જોયા છે સ્વામી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે એ ભાઈ એ મને મારી નિંદા શું કામ કરો છો હા હા આ વર્ષથી વાદળી છે ભાઈ આ તો સામેથી કે જોજો બે વાત નાખી દેજે બે વાત નાખી દેજે તને નાખી દેવાની જરૂર છે પણ હવે આ એટલે સિદ્ધિઓ છે એ પાડી દે છે તરત જ મહારાજ કેટલું પાકું કરે છે કે જેમ સુખ પાડે છે એમ દુઃખ પણ પાડે છે ને આ છેલ્લું છે થોડું કે સાંભળવું છે સુખમાં ઉતરી જાય ને તો છેલ્લે દુઃખમાં પડી જાય મારો કેવું એક કઈ વાત સહજાનંદ સામે છોડી નથી શું આમાં અમૃત ભર્યા છે ભાઈ ઓડકાર આવી જાય એવા છે ને મહારાજ કે ભાઈ સ્વામી દુઃખમાં પણ ડગવું ન જોઈએ સુખમાં તો ડગી જાય દુઃખમાં ન ડગવું દ્રષ્ટાંત બહુ સરસ બલી મહારાજની બલી મહારાજની તમે વાત જુઓ બલી મહારાજ નવાણુંમાં યજ્ઞ પૂરો છે સોમો યજ્ઞ તૈયાર કરવા બેઠા છે યજ્ઞ થઈ રહ્યો છે સતક્રતુ ભવેત ઇન્દ્ર સો યજ્ઞ પૂરા થાય ઇન્દ્રાસન તો છે જ ત્રિલોકી જીતી લીધી છે સોમો યજ્ઞ શરૂ થયો છે અને એની શક્તિઓ વધી જાય દેવતાઓ ત્રિલોકોમાં એનું રાજ છે આજે બલિ મહારાજનો જય જયકાર થાય છે ઇન્દ્ર મહારાજને દેવતાઓ ગભરાયા છે ભગવાનને પ્રાર્થના કરી છે મહારાજ હવે અમારું કંઈક કરો આ શતયજ્ઞ પૂરા થઈ જાય પછી અમારી વાહ કાંઈ રોટલો નહીં મળે મહારાજ અમારે પછી આવી રીતે ક્યાં સુધી રખડવું અમે હું વાળી કોમ અમે દુઃખ સહન ના કરી શકીએ અમે તમારે આશીર્ય રહ્યા છીએ ભગવાન વામન અવતાર ધારણ કર્યો બટુક જેવા બ્રાહ્મણ મની નાનકડી પોતળી માથે ટકમંડો એ બ્રહ્મવિદ ઉપીર હાથમાં કમંડળું માથે નાની છત્રી અને લાકડાની ચાખડી ચટાક ચટાક ચટાક ચટાક ચટાક આવ્યા બલી મહારાજના યજ્ઞમાં ભિક્ષમ દે બલી મહારાજ ઉભા થઈ ગયા અરે ભૂદેવ માગી લ્યો અહીંયા સુધી આવ્યા અનુચરોને કહ્યું હોત તરતનો ઢગલા કરી દે ના ના ના ના ના ના ના ના ના મારે તો તારી પાસેથી જ જોઈએ છે માગો શું જોઈએ છે શુક્રાચાર્ય ના પાડી કથામાં જવું નથી બહુ લાંબુ પણ શુક્રાચાર્ય ઓળખી ગયા કે આ કોઈ બ્રાહ્મણ નથી આ કપટી વિષ્ણુ છે બધું લઈ લેવાનો છે શુક્રાચાર્ય કીધું કે દેતો નહીં આ વિષ્ણુ છે બલી મહારાજ કે મૂરખ છો ગુરુદેવ કેમ વિષ્ણુ જેની પાસે બધા આખી દુનિયા વિષ્ણુ પાસે હાથ લંબાવે છે અને આ જો વિષ્ણુ મારી પાસે હાથ લંબાવતો હોય તો મને રોકાય નહીં મારે આપવું જોઈએ તમે મૂર્ખ છો બલીએ ગુરુ મહારાજને પણ ઠુકરાવ્યા ના માગો મહારાજ ભૂદેવ શું જોઈએ છે હું સંતોષી બ્રાહ્મણ છું ત્રણ ડગલા ધરતી આપી દો સિંધ્યા ગાયત્રી કરીને સૈન માટે ફક્ત ત્રણ ડગલા પૃથ્વી જોઈએ છે અરે આ તો મારું અપમાન કહેવાય ભૂદેવ આ હોય એક લોક માગી લ્યો ના ના ના ના ના શુભમ ભવતું ત્રણ ડગલા પૃથ્વી આપો હજી ઓલા બલી શુક્રાચાર્ય બલીનો હાથ પકડે રેવા દેજે પણ બલી ના માયના માગી લ્યો તો ના બસ સંકલ્પ કરાયો છે કથા ટૂંકમાં કહે છે અને પાણી મૂક્યું આને પેલા સંકલ્પ કર્યો મહારાજા બલીએ અને ભગવાને જેવો સંકલ્પની ઘોષણા થઈ અને વામન માંથી વિરાટ થયો સાડા માથું ગયું ઠેઠ બ્રહ્મલોકમાં ચરણ ગયો પાતાળ લોકમાં અતલ વિતલ સુતલ માતા રસાતણ પાતાળમાં ચરણ પહોંચ્યું બલી જોઈ રહ્યા ત્રણ ડગલાનો સંકલ્પ એક ડગલું મૂક્યું સાત લોક લઈ લીધા બીજું ડગલું ઊંચું કર્યું બ્રહ્મલોક સુધીનું લઈ લીધું બલીને કહ્યું લાવ ત્રીજો ડગલું ક્યાં છે ધરતી મૂર્ખ દાનેશ્વરીની બડાઈ ફેંકનાર મહારાજ બલી વિચાર કરી લો કે ભૂદેવને દાન આપ્યા પછી એમાંથી છટકાતું નથી ત્રીજા ડગલાની ધરતી લાવ મૂર્ખ ભૂદેવાના અપમાન કરે છે ત્રિલોકીમાં જસ ખાટે ઘોર નરકમાં હજારો વર્ષ સુધી હું તને સબડાવી સબડાવીને મારી નાખું અરે મહારાજ અરે મહારાજ તમે મને નરક આપો ને તો હું નરક આપનો પ્રસાદ માનીને ભોગવીશ અરે પ્રસાદ નહીં જવા દે ગરુડજી વરુણાસ્ત્ર પાસથી બાંધો ગુનેગાર છે અને ભાઈ દોરડાથી જેમ કોઈ બાંધે એમ બલિ મહારાજને બાંધ્યા અને બલિ મહારાજ પ્રસન્ન મુદ્રામાં હસે છે મહારાજ હવે મુશ્કેલ ટાટ બંધાયેલા છે મહારાજ હું નરકમાં જવા તૈયાર છું પણ મારી એક વિનંતી સાંભળો ત્રીજો ડગલો આપવા માટે મારી પાસે કાંઈ બચ્યું નથી એ વાત સાચી મેં તમને સાત લોક લઈ લીધા ઉપર સાત લઈ લીધા પણ મારો શરીર છે ને એ પણ ધરતી છે તો ત્રીજા ડગલામાં મારું આ પિંડીકરણ માટીનું શરીર છે એ ધરતી છે એમાં મારું રાજ છે માટે તમે એ પગલું લઈ લ્યો ભગવાને કહ્યું એમ દાનેશ્વરની પૂંછડી ખર પાદુકાય સહિત માથા પર પગ મૂક્યો અને બલી મહારાજ પાતાળમાં સુઈ ગયા છાતી ઉપર ચરણ બલી મહારાજ પગ ચાટવા માંડ્યા મહારાજ હું અસુર છું મારા રૂવાડા છાતીના ત્રાક લોખંડ જેવા હોય મહારાજ આપના મૃદુ ફૂલ જેવા ચરણ એમાં મારા રોમ એટલે કે વાળ વાગ્યા હશે જીભથી ચાટવા માંડ્યા ક્ષમા કરો ક્ષમા કરો ભગવાન વિષ્ણુ કહે અરે બલી આટલું દુઃખ દીધું તો તને કાંઈ ન થયું લઈ લીધું અને કષ્ટ આટલા તિરસ્કાર માગ બલી માગતારે શું જોઈએ છે મહારાજ રાજી થયા હું તો કઈ જોતું નથી નહીં તો થટ દઈ ન કરી મારું લઈ લીધું પાછું દઈ દો મોકો છે ને ચાન્સ છે ને ભાઈ ભક્તની કસોટી આમાં છે એમણે કીધું મહારાજ હવે મારે કઈ જોઈતું નથી હવે તમે જેવા મેળા છો એવા અખંડ મને આમનામ દર્શન આપતા રહો એ સિવાય મારે બીજું કઈ જોઈતું નથી એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે બલીને તો ભગવાને વરુણાસ્ત્ર પાસથી એક ક્ષણ માટે બાંધ્યો પણ બલીએ તો ભગવાને આજ પર્યંત પોતાને દરવાજે પાતાલ લોકમાં જ એમને બાંધી રાખ્યા છે એની સામે ઉભા ઉભા જેમ ચંદ્રને ચકોર જોવે એમ બલી અને વામન ભગવાન વિષ્ણુ ભગવાન એક તક્ષી અને એકબીજાને જોઈ રહ્યા છે એટલે મહારાજ કહે ગમે તેટલું ભગવાન દુઃખ આપે ને તો ભગવાનના ભક્તે કાયર ન થવું એ કસણી આપે તો ઉલટાના ભગવાન એની વશ થઈ જશે કે આ તો મારું પણ કેટલું રાખે છે મારા સિવાય એને કાંઈ જોઈતું નથી અને મારા સિવાય બીજે ક્યાંય લગ્ન નથી તો ભગવાન એને આધીન થઈ જશે આ બલીની કથા તો છે ભાઈ પણ દાદા ખાચરની ઓછી છે જીવબાન લાડુબાન કીધું હવે અમારે જવું છે અરે મહારાજ રોકાવો ના જતે દાડે પછી દાદો મોટો થાય આ બધું થાય પછી તમે એમ કહો તમે વ્યા જાઓ તમે ક્યાંય પછી ઘર ખોડું કાંઈ રાખ્યું ન હોય તમારે ક્યાં જાવ એટલે હવે અમારે અહીં નથી રહેવું અમારે જરા અરે મહારાજ આ બધું તમારું છે તમે બોલો બોલો ગરાસિયા કાઠી બહુ મનમાં કોઠામાં બહુ પેલું હોય જીભ મીઠી હોય લખાણ કરી આપો કે આ બધું તમારું છે કૃષ્ણાર્પણ કરીએ જ તમને અરે મારે લખી આપ્યા કાગળમાં લખી દીધું મારા હાથમાં કાગળને ઘાટ કરી દીધો આ તો ફાટી જાય ત્રાંબામાં લેપ કરી આપો લાધા ઠક્કરને ભાવનગર મોકલ્યા એ ઐતિહાસિક ઘટના છે ત્રાંબાનું પતરું લાવ્યા એની પાસે કંસારા પાસે કોતરાવી અને તમામ ગ્રાસ દાદાનો જે હતો એ બધો જ બહેનોએ લખીને ભગવાન શ્રીજી મહારાજના ચરણમાં મૂક્યો લો મહારાજ આ તમને કૃષ્ણાર્પણ છે મહારાજ ક્યાં બધું અમારું તો કે હા નીકળી જાવ અહીંથી હાલો સાંજનો સમય બે બહેનો નાનો દાદો હાથમાં જાલીને નીકળ્યા અંધારું ઘોર કીધું મહારાજ દાદો નાનો છે બાયોના દેહ છે ગરાસણીઓ કુટુંબમાં છે બેનો દીકરી લાજ મર્યાદા માટે રાત્રે ક્યાં જશું આ ડેલીના ગોખમાં પડ્યા રહીએ મહારાજ સવારે વ્યા જશું આ પડ્યા પણ આ બાજુ આવતા નહીં આ બધું મારું છે ભાઈ તમે જુઓ જેને રાખ્યો એ ધણી થઈ જાય આ બલીની કથા કરતા મને આ કથા શ્રેષ્ઠ લાગે છે કારણ કે બલીની પાસે ઓહો પડ્યારિયા હજી તો મોં સૂઝણું નહીં અંધારું હતું ચાર વાગ્યાનું હતું મારે તો વહેલા ઉઠવાની ટેવ ઉઠીને આકોડા પટકારા મીડા કરવા હજી હોતા છો ધીમે ધીમે ઘરમાં ઘરી જવું છે નીકળો અહીંથી ત્યાંથી બેનો જીવાવાન લાડુબા દાદાને લઈ હાલતા થઈ ગયા માંડ માંડ હાલતા હાલતા રાધા બાબે પહોંચ્યા સૂરજ ઉગી ગયો છે બેનો બેઠી છે થાક ખાય છે એમાં સુરા ખાતર ઘોડે ચડી નીકળ્યા આ જીવવા લાડુવાને અહીંયા જોયા કોઈ દી ગ્રાસની આ રજપૂતાણીઓ કે બહાર નીકળે નહીં અરે બા અહીંયા કેમ છો માનીને વાત કરી પણ રડવા માંડ્યા રડવા એનું હતું તમે દરબાર મહારાજ પાસે જાઓ તો મહારાજને કહેજો અમને જરાય કોઈ તાતની તકલીફ નથી પણ અમારે સવારે નીકળવામાં મોડું થઈ ગયું એને લીધે મહારાજને જરા રોષ કરવો પડ્યો એનું અમને દુઃખ છે મહારાજને કહેજો કે અમારા ઉપર રાજી રીએ ઓહો સુરાખાચર કે અહીંયા બેસો આવ્યા એ તો સખાભાવ મહારાજે કીધું મહારાજ આ તમને દયાળુ કોણ કે છે આ તમે શું આદરી છે આ ધંધો કરવાનો આટલા હાટું તમને અહીં રાખ્યા છે ઓલી બાય માણસ ત્યાં બેઠા છે તમને કાંઈ થાય છે એ બિચારા તો એમ કે છે એને તમને કીધું બીજું દરબાર કાંઈ કહેતા નહીં પણ હું તમને ન કહું તો તમને બીજું કોઈ કહેવા વાળું તો છે નહીં એવા સખા ભાઈ તમને કોણ કે તમે કોઈનું માનો નહીં સાધુ આવે તેને લંગરાવો આ હું ને બ્રહ્માનંદ બે તમને પોગીએ આ કરવાનું છે તમારે એમ કે આ મારું બધું લઈ લેવા તો મારો દરબાર લઈ લ્યો પણ એને હું કેમ બહાર કાઢો છો મારા કે દરબાર ખોટું થઈ ગયું ખોટું હાડી હાથમાં ખોટું થયું એ તો ઠીક છે હાલો એને એને કાંઈ નથી પડ્યું એને અમે હાંચવી લેશું પણ મહારાજ એની પ્રાર્થના તો જોઈ કે મહારાજને કેજો રાજી રે અમારાથી થોડા કોચવાઈ ગયા છે નીકળવામાં મોડું થઈ ગયું છે મહારાજની આંખમાં આંસુ આવી ગયા જાઓ દરબાર જલ્દી બોલાયા એ બહેનો કેટલું કહ્યું ત્યારે પાછા આવ્યા મહારાજ પાસે છેટેરીને પગે લાગ્યા મહારાજ કઈ અપરાધ થયો તો માફ કરજો મહારાજ કે આ બધું કોનું છે પાછું ફરી ગયું અરે મહારાજ તમારું છે જો આપ લેખ છે પટારામ રાખો આ બધું મારું છે હું તમને રેવા દઉં છું જ્યાં સુધી રેવા દઉં ત્યાં સુધી રહેજો ભલે મહારાજ ધીમે ધીમે ધીમે ધીમે ધીમે કરતા દાદો મોટો થઈ ગયા એક દિવસ દાદા ખાચા કે દાદા ખાચા હા હવે અમારે નથી રહેવું કેમ બસ અમારું એમ નથી થતું કે અમારું કાંઈ હોય અરે મહારાજ તમને તો બધું કૃષ્ણાર્પણ કર્યું છે હા લેખ લઈ આવો લેખ લીધો આ કોનો આ તમારું નીકળાયથી તો શું પીડ્યો છે દાદા કરે ભલે મહારાજ આપ સુખે રહેજો હું જાઉં છું હવે નાટકનું રિહર્સલ નથી થતું હોય દાદા નીકળી જાય છે માથે એમને ઉઘાડ પગે જે બા હાલતા ત્યારે મહારાજ કહે દાદા ક્યાં જઈશ એ મહારાજ ગમે ત્યાં કોઈ શરીર હરિભગત હશે દરબાર હશે એને ત્યાં સિપાહી સૈનિકનો કાંઈક ધંધો કરી લઈશ નોકરી રહી જઈશ હા હરિભગત ને ત્યાં રહેજે પાછો જ્યાં અમારે વગોવણું થતું હોય એવા ત્યાં નોકરી કરતો નહીં પાછી અમારી આબરૂ કાઢતો નહીં અમને કાઢી મૂક્યા બધું લઈ લીધું ના મહારાજ તમારા વિરોધ કાંઈ નહીં આવે હું એવાને ત્યાં રહીશ કાંઈ ખબર નહીં પડે હા નીકળી જા હાલતા થઈ ગયા ને ત્યાં મારા બૂમ પાડી એ દાદા પાછો આય હા મહારાજ ન્યા જઈને હું કરીશ મહારાજ હું નોકરી કરીશ સૈનિક તરીકે નોકરી કરીશ તે ન્યા નોકરી કરી ત્યાં અમારી નોકરી કરીને તો કોઈ વાંધો નહીં મહારાજ ભલે રે પણ અમારું છે દાદાએ રાખ્યા વળી થોડા દિવસો થાય અને મહારાજ ગાડામાં બેસી થોડા પાણા ભરી ત્યાં હાલતા હવે મારે નથી રહેવું ઊભી બજાર ગઢડાની ગામધણી દરબાર અને મહારાજ રોકવા માટે દાદા ખાચર પાછળ દોડે અને મહારાજ પથરાવાળી કરે એના ગામમાં હો ગામધણી દરબાર દાદા ખાચર આગળ જઈને સૂઈ જાય મહારાજ ઉતરીને એને ઢસડીને એક બાજુ નાખે પાછા પાણા હોલરાવે વાગી જાય રડે ઉતરીને બાથ ભરીને ભેટી પડે દાદા હાલ આજથી ગઢડું મારું હું ગઢડાના હજારો બલીનો અવતાર કૃષ્ણાર્પણ કરી દીધેલું હજી એમ એમ છે જુઓ હે આવી રીતે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી ગમે તેટલું દુઃખ અને કષ્ટ આપે છતાં બીજો ભાવ ન બદલાય એને ભગવાન આધીન થઈ જાય છે આજ્ઞા આમ આપો અમે જઈએ વ્રતપુરી જો તમે હવે કયો તો અમે વડતાલ ઉત્સવ છે તો જઈએ નહીં તો જઈ શકતા નથી આવા એને વશ થઈ જાય છે હા હવે સમજવાનું છે અહીંયા અમુક લોકોને એવો પ્રશ્ન થાય કે સ્વામીજી આ બલી મહારાજને દાદા ખાચરને છે ને એ વાતો હારી કેમ ભાઈ એને એક વાત તો ચોક્કસ અને સ્પષ્ટ હતી કે એની સામે દુઃખ આપનાર કસોટી લેનાર સાક્ષાત ઈષ્ટ સામે ઊભા છે અને એ દુઃખ આપે છે એટલે કસોટી લે છે હવે પોતાના ઈષ્ટદે જયારે માગતા હોય ત્યારે કોણ પાછો પડે ઉલટાનો તોર ચડે માગી લ્યો એકવાર ઓળખાઈ ગયા છે પછી કશું તૂટે પાછો પાછોનો પણ સ્પષ્ટ છે દુઃખ દેનારો સામે ઈષ્ટ ઉભો છે ઓળખી લીધા છે એમાં કેમ એનો ઓર ગૌરવ પાછું પડે આજે એમને કોઈ સાધુ કહેતા હોય તો પાછા નથી પડતા આવી રીતે આમ ભગવાન હોય સામે તો અમે પાછા ન પડીએ હમ સારું એ રાખીએ પણ સ્વામી અમારે છે ને ભગવાન દુઃખ દે ને તો પાછા ન પડીએ એવા છે બધું આપી દઈએ પણ અમારે શું કરવું મેં કહા અમારે જે દુઃખ આપે છે ને ભગવાન નથી આપતા તો અમારે દીકરા દુઃખ આપે છે ઘરના આપે છે પાડોશીઓ આપે છે સગા સંબંધીઓ આપે છે આ બધામાં અમારે શું સમજવું અમારે એ બધાને એમ કેવું તમે તમારે દુઃખ આપો ભગવાન રાજી થશે આવું કેવું શું કરવું હે ભાઈ પહેલી વાત તો એ છે આપણે માનીએ છીએ ભગવાન સામે હોય ને જો કસોટી લે પાર ઉતરી જાય એક વળખ્યા પછી ન ઉતરાયો ન ઉતરાય આણંદજી હગડિયાને કીધું એ આણંદજી તો હા કામને રાખ ને કાકા ધરવાળાને રાખ ઘરવાળાને રાખ બૈરાને રાખ અને કામને રાખ આણંદજી કે મહારાજ બે રાખવા પડે એવું છે જોયું આ તમને દ્રષ્ટાંત આપો ખબર નહીં ઘણા એવો ફાંકો હોય કે અમે તો ઉતરી જાય ના બાપા ના એ સાધુ કેમ બધું કરી હા એ હેતું હેતું કે ત્યાં સુધી થાય બાકી ન થાય મહારાજ બે રાખવા પડે કલ્યાણ તમને મૂકી દો મારું કલ્યાણ કોણ કરે ઘરવાળાને કાઢી મળો મને રોટલા કોણ ઘડી દે મહારાજ કે વિમુખ પણ પછી વિમુખ કર્યા તો એ સમજી ગયા કે હવે એ બે માંથી એક નથી થઈ કેવું પણ આ તો થશે એટલે અપમાન સહન કર્યા અને પીડ્યા રહ્યા તો મહારાજ પછી એને ભેટી પડ્યા એટલે પાર ઉતરવું કઠણ એ વખતે કેટલા કેટલા સાધુઓ મહારાજ પાસે દીક્ષા લેતા પણ મહારાજ એવું વર્તમાન ફેરવે ને એક કોળિયા જેટલું જમવાનું માર ખાવાના ઉઘાડે પડી રહ્યો કેટલાય ભાગી ગયા હતા એટલે પાર ઉતરવું કઠણ છે હોય ત્યારે બધા બલીન દાદા ખાચર નથી હોતા સમજી લો અને હવે તમે જે વાત કરો છો એ વાત સમજવાની છે કે અમને આ બધા પરિવારના દીકરાઓને સંબંધીઓ દુઃખ આપે છે એમાં અમારે શું કરવું તો પેલા એમાં સમજી લેવાનું છે પેલા તો દુઃખ જે આવે છે ને એને સમજવા જેવું છે <clears throat> મોટે ભાગે મોટા ભાગના દુઃખ આપણે પોતે પોતાના સ્વભાવથી ઊભા કર્યા હોય છે સ્વભાવ જ એવો હોય હવે એનાથી ઉભા દુઃખ કરેલા હોય ભોગવવા જ પડે પોતે ઉભા કરેલા દુઃખ છે જ્યાં જાય ત્યાં જ નડે અને પછી એમ કે બીજા મને હેરાન કરે છે માણસ ક્યારેય એમ નથી વિચારતો કે હું કેટલાને હેરાન કરું છું હું કેટલાને દુઃખ આપું છું મને કેટલા દુઃખ આપે છે એનું લિસ્ટ રખે છે પાછું મારા સ્વભાવથી દુઃખ આવે છે એ વિચાર આવતો નથી એ કાગડો ઉતાવળમાં ઉતાવળમાં ભાગ્યો જતો ત્યાં સામે કોયલ મળી એટલે કોઈલ કે કાગડાભાઈ આમ અત્યારે અત્યારમાં મોર્નિંગ વોક તો નથી આ તમે કેમ ભાગ્યા એટલા ઉતાવળા તો કે હવે બસ આ નઠારું ગામમાં મારે રહેવું જ નથી કેમ આ ગામમાં કોઈને મારું બોલવું ગમતું નથી જરાક હું કંઈ બોલું એટલે તરત એનો વિરોધ કરે મારી પાછળ પાણા ફેંકે એટલે જે ગામ મારા સંગીત ગીત સંગીતને બોલ્યાને સમજી ન શકે તો પછી એ ગામમાં રહીને મારે શું કરું છું મારી સારા ગામમાં બધાની સમજી ન શકતા હોય તો આ નઠારું ગામ છે મારે ગામ જ બદલી નાખવું છે કોહિલ કે રામ રામ કાકાભાઈ તમે ગમે ત્યાં જશો ને ત્યાં પાણા જ મળશે કેમ તમે બોલો છો જેવું તમે બોલો છો જેવું તો તમને સ્વભાવ છે એ તમને દુઃખ આપવાનો જ છે ત્યાં પાણા જ પડવાના છે એક જણો હવારમાં ઓલા કૂતરા ફરવા લઈને નીકળતા હોય ને એને ટટીવેટી કરાવવા માટે નીકળતા હોય છે માવતરને પાણી પ્યાલો ન દેવાય કૂતરાની વાહ લદુક દૂધ ભરે હોય તે હાથમાં હાકલ ને કૂતરો લઈને આમ જતો હતો હવાર હવાર પોરમાં એને કુતરાને ફ્રેશ કરાવવા લઈ જતો હતો એમાં એક જણો એનો હા મેળો કોઈ એટલે એમણે કીધું એ ભાઈ આ ગધેડાને લઈને ક્યાં જાશ તો ઓઈલો કે આ ગધેડો નથી આ કુતરો છે તો હું તને નથી પૂછતો હું કુતરાને પૂછું છું હવે ભાઈ આ બોલે એને ઓઈલો મૂકે આ સ્વભાવ જ એવો અમારો જ્યાં જાય જે હમો મળે ને આ હા આમ જ કરે લ્યો ઘરે એને આમ ગઢિયા હોય ને માવતર એને છોકરાઓ છોકરાની વહુઓ એને બરાબર આમ દેવતાની જેમ હાચવતા હોય ટાઢો ઊનું ગરમ ભજીયા પૂરી પુડલો પકોડી શીરો પકવાન સેવ સુવાળી બધું બનાવી દેતા હોય મેગી બેગી બધું તોય માળો ભાભો કેવો હોય કલટ સ્વભાવનો બરાબર મહેમાન આવે ને ખાટલા ઢળાય ને ત્યાં ટવકો કરે એ વહુ ચા કરજો ચા એ મોઢે લાગે એવો કરજો મોઢે લાગે એવો જરા દૂધ હમાઈ નાખજો ભૂકી હમાઈ નાખજો આવો ટવકો કરે હવે એને પછી કેવા વારે ચડાવે કયો છે સ્વભાવ જ એવો પછી કેમ દુઃખ ભગવાન બહુ ભગવાન દુઃખ નથી દેતા તું તને દુઃખ દે છે અને કાગડાનો તમે એક સ્વભાવ જોયો ગમે તેના ઘરના ઉપર બેઠો બેઠો કાકરા ક્રાક ક્રાક કરે એ તો ઠીક છે નળિયા ઉંચકાવે ન્યા ન્યા એને શું મળવાનું હોય આમ કરે એ આપણા ઘરમાં પીપિંગ કરે બોલો કોકના દાંપત્ય જીવનમાં કોકના પરિવારમાં કોકના જીવનમાં કોકની રેલી શૈલીમાં ન્યા ચાંચું મારવાની શું જરૂર છે પછી કે દુઃખ ભગવાન બહુ છે ભગવાન દુઃખ નથી દેતા તું ચોંચું મારે છે ને ઇન્દ્રનો દીકરો જયંત રામ સીતા પંચવટીમાં બેઠા છે સુખે બેઠા છે કાગડાનું રૂપ લઈને સીતાજીના ચરણમાં આવીને ચાંચ ફટકારી લ્યો બોલો હવે એને કમી હતી અહીંયા સીતાજીના ચરણમાં ચાંચ મારીને અને રામ ખીજાયા દર્ભની સળી સડાબ દઈને ખેંચીને મંત્રોચ્ચાર કરીને ફેંકીને બ્રહ્માસ્ત્ર થઈ ગયું બ્રહ્માસ્ત્ર બ્રહ્માંડ બાળી નાખે એ કાગડો ભાગ્યો ઇન્દ્ર નો પુત્ર જયંત અને પાછળ બ્રહ્માસ્ત્ર રસ્તામાં નારદજી મળી ગયા શ્રીમન નારાયણ નારાયણ કારણ કે પત્રકાર તો ગમે ત્યાં મળે अरे बेटे ये क्या हो गया कैसे पसीना पसीना छूट रहा है गरम गरम सांसे थर थर राटी होटे ऐसे जिसम ऐसा डगमगाता हुआ ये क्या हो गया बेटा अरे कुछ नहीं है तो मलेरिया है हाँ अरे બચાવો બચાવો પ્રભુ બચાવો બચાવો નારદજી કે બચાવે તો ત્યાં શું કામ ચાંચું મારવા ગયો તો ત્યાં ચાંચું મારીને હવે તું મને એમ કે છે બચાવો બચાવો કહેવાનું એ છે એક સાધુને એક જણાએ પૂછ્યું કે મહારાજ હા આ સુખી થવું શું કરું તો તમે જે કરો છો ને બંધ કરી દો એક જ સૂત્રમાં સમાપ્ત તમે જે કરો છો એ બંધ કરો તો સુખી જો પણ આપણે એવું કરીએ છીએ ને અને એમાં પાછો એવો સ્વભાવ કે કોકે કોઈના વિશે કાંઈ કીધું એ તરત માની લેવું એ બુરામાં બુરો સ્વભાવ કોઈએ કાંઈ પણ કોઈના વિશે કીધું તરત માની લેવું એમાં પોતાના જે હોય ને એને જે કીધું હોય એ બધું માની લેવું અને પોતાના ન માન્યા હોય એ બ્રહ્મ સત્ય જેવી વાત કરે તો પણ ન માનવી આ દુઃખદાયી સ્વભાવ છે પછી ભગવાન ક્યાં દુઃખ દે છે આપણે આપણી જાતને દુઃખ દઈએ છીએ બીજું દુઃખનું કારણ છે એ ગોતવું જોઈએ એ વાસના છે સ્ત્રીની પાછળ પીડ્યો છે ધનની પાછળ પીડ્યો છે કીર્તિ પાછળ પીડ્યો છે ધન સંપત્તિ આ બધા માન પાન સન્માન ખુરશીની પાછળ પીડ્યો છે તો પછી દુઃખ આવવાનું છે પૈસા માટે લડી પડે સ્ત્રી માટે લડી પડે ખુશી માટે લડી પડે કપાય મરે ભાઈ વાસનાનું દુઃખ છે વાસના ઘટાડે તો સુખી જ છે સ્વભાવ ઘટાડે તો સુખી છે ત્રીજું દુઃખ આવે છે પ્રથમના ચોત્રીસમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે જેટલી ભગવાનની આજ્ઞા લોપીએ છીએ એટલો ક્લેશ થાય છે સૌને પોતપોતાની આજ્ઞા છે સાધુને ગ્રહસ્થ અને સ્ત્રીને પુરુષને સૌને પોતપોતાની મર્યાદામાં રહે રાજ્યની પણ આજ્ઞાઓ છે સમાજની પણ આજ્ઞાઓ છે કુટુંબની પણ મર્યાદાઓ છે હવે તમે વીજળીના છેડા બદલાઈને મીટર ઊંધું કરી નાખો પછી દંડ થાય પછી ગયો ભગવાને ધ્યાન ન રાખ્યું હે ભાઈ એ તો આપણું કરેલું છે ને સીતાજી પંચવટીમાં લક્ષ્મણ મૂકીને ગયા રેખા દોરી દીધી રેખાની બહાર ન ગયા હોત તો દુઃખ ન આવે મર્યાદાની બહાર ન જાય ને તો દુઃખ ન આવે ચિત્તોડના રાણા રતનસિંહ એની મહારાણી પદ્મિની રૂપ રૂપનો અંબાર રૂપ રૂપનો ત્યારે દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદ્દીન ખિલજી બિરાજે એની પાસે એના સૌંદર્યના વખાણ ગયા કે નારી હો તો એસી હો પદ્મિની જયસિંહ હો ચિત્તોડગઢ વાલી હો રતનસિંહ કી રાણી જયસિંહ હો અલ્લાઉદ્દીન ખિલજી ચિત્તોડ આવ્યો રાણા રતનસિંહ મળ્યા જોજો રાણા રતનસિંહ કીધું કે મારે તારા જનાન ખાને મુલાકાત ના ના ના ના એ નહીં હો સકેગા અમારે રજપૂતાણીઓ તો ઓજલ મારીએ પર પુરુષને મોઢું જ ન દેખાડે એમાં તમે અમારી પદ્મીને જોવાનું કરો એ ના મેળ ખાય બહુ સમજાવ્યા છેવટે એવું કીધું કે તમે અરીસામાં તમારી પદ્મીની રાણી આમ સામે ઊભી રહીએ અને હું દૂરથી હું એનો ચહેરો જોઈ લઉં એટલું થાય કે નહીં આટલું કબૂલ રાખ્યું ફૂલ સાઈઝના અરીસા ઉપર દૂર અલ્લાઉદ્દીન ખિલજી રહ્યો પદ્મિની આવી અરીસામાં આમ સેજ અટકીને જોયું અલ્લાઉદ્દીન ખિલજી એનો ચહેરાનું રૂપ જોયું ખલાસ હવે જોઈએ છે અમારે ભયંકર યુદ્ધ થયું ચિત્તોડ ખેદાન મેદાન થઈ ગયું રાણા રતનસિંહ ને બધા સૈનિકો રજપૂતો કપાઈ ગયા અને પદ્મિનીએ કૂદીને સળગતી ચિત્તાઓમાં જોહર કર્યું સતી થઈ ગઈ ન પદ્મિની રહી ન રતનસિંહ રહ્યા ન ચિત્તોડ રહ્યું શેમાં એક મર્યાદા એક થોડીક મર્યાદા મુખ તમે ગમે તે રીતે બતાવ્યું ને આ મર્યાદા ઓળંગે એ સ્ત્રી હોય તમારી જુવાન દીકરીઓ હોય તમારી પત્નીઓ હોય તમારા જુવાન છોકરાઓ હોય એ સાધુઓ હોય કે ગ્રહસ્થ હોય મર્યાદા મૂકે પછી દુઃખ આવે એમાં ભગવાનનો દોષ નથી આપણે મર્યાદા ભૂલ્યા છીએ એટલે દુઃખ આવ્યું છે સૌ સૌ પોતપોતાની મર્યાદામાં રહીએ તો કોઈ દુઃખ નથી આગ ના હોય આ બધા અમે વર્ષોથી કહીએ છીએ ગુટકા ન ખાવ તમાકુ ન ખાવ આ પેપ મેં દારૂની કેસેટમાં એ વખતે વર્ષો પહેલા ઓગણીસો પંચાણુંમાં કીધેલું કે ભાઈ પેપ્સીન કોકાકોલા લાંટાન આ બધું ન પીવાય મને કેટલાય કહેતા મને કે એમાં શું છે તમને પીવે એમાં વાંધો મને મને કાંઈ વાંધો નથી પીવો તો આજે આવે છે ને છાપા વાંચો છો ને ભયંકર નર્યા ઝેર નાખે બાથરૂમમાં નાખો ને તો ટાઇલ્સ આમ ખદ બધી જાય બીજી ફિનાઇલ કે બીજી કોઈ એસિડની લેવાની જરૂર ન પડે એ પેટમાં પધરા આપણા કરતા તો અભણ ડાયા હોય સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન ઉપર ભડવાર તરસ્યો થયો ને તો ઓલા રેકડી ઠંડા પીણાની વ્યક્તિ ત્યાં જઈને ઊભો રહ્યો કે ભાઈ કાંઈક તરસ લાગી છે ટાઢું બાઢું દઈ દે તો એણે પેપ્સી કોકા કેલા જેને ખડાક દઈને બાટલી ખોલી તો ઓલું ઉભરાય ને આમ હંડ આપણે જોયું ને પણ ઉભરાય ગળક દઈને બહાર નીકળ્યો ભરવાડ કે માર નથી પીવું અરે અરે કે તમે ઓર્ડર દીધો ને હવે નથી પીવું તો હવે મારે નથી પીવું કાં હું કામ નથી પીવું બાટલીમાં નોરી પેટમાં રહેતા છે એટલે આ જે જીવડા સહન નથી કરી શકતા ઝેરી જીવડા મરી જાય છે એ માણસ ઉભે ગળે ફોરેન કલ્ચર એક બાબા અમેરિકા ગયા જમવા બેઠા ડાઇનિંગ ટેબલ પેલો દિવાલે ત્યાં તો વિદેશની અંદર એવું હોય ને કે ગમે તે ખાય ઢોસા આ તે બધું બ્રેડ બેડ બેટર હારે પેપ્સી કોલા ને બધું ખોલીને બે અરે બોલવાના વિદેશીઓ આળસુ કોકા કોલા ન બોલે કોક બોલે કોક એટલે બાપા તો પેલી વાર ગયા ને આ કઈ સમજે નહીં તો બાપાને વળી વાળો છોકરો અમેરિકન કલ્ચરમાં થઈ ગયેલો એ કે બાપા તમને કોકની હારે ખાતા ફાવશે ઓલો કે કોકની હારે હું કાઉં ખાઉ હું તો તારો તું મારો દીકરો તારી હારે ન ખાઉં હું કોકની અરે શું કામ ખાઉં તું મારો દીકરો તારી અરે ખાઉં હવે એ લોકો એ પીણા પીએ છે એને તો ત્યાં સરકાર કઈ નિયંત્રણો હોય છે છતાં એની અંદર પ્રિઝર્વેટિવ્સ તરીકે તો આલ્કોહોલ હોય છે હોય છે ને હોય છે અને હળેલા પેલા કાર્બન ડાયોક્સાઇડ વાપરતા હોય છે એનું પેસ્ટ પિંજણ ક્યારે ખોલવું છે ત્યારે ખોલીશું પણ મને એક બે જણા કીધું કે થોડું ભેળું વણી લેજો ને તો મેં વિચાર્યું ક્યાં આવે એમ કરતા કરતા અહીંયા ઘૂસ મારી દીધી કે હવે આજ્ઞા છે અમે તો કહીએ પણ વિજ્ઞાન સાબિત છે આગળ બોલ્યો હતો ને વિજ્ઞાન પ્રૂવ કરે છે જે શાસ્ત્રોએ કહ્યું છે ખાવા પીવા જેવું નથી તમે બહાર જે ફાસ્ટ ફૂડ ખાઓ છો તળેલા ખાઓ છો એ કેવી કેવી ચરબીઓમાં તળાય છે બાપલા તમને ખબર નથી કોઈ જગ્યાએ રેસ્ટોરાં હોય સસ્તામાં ડીશ આપતા હોય અરે પાંચસો સાડા પાંચસોમાં પાંચ પ્રકારના સંભાર બે પ્રકારના શાક ત્રણ પ્રકારની દાળ અથાણા પાપડ દહીંનો કટોરો હા કેમાં બને છે એ ખબર છે એટલે ભગવાનની શાસ્ત્રોની મર્યાદામાં રહેતો તો દુઃખ નથી એટલે મર્યાદા ઉલ્લંઘાનું દુઃખ છે ભાઈ પછી હોટબટ હડી જાય કેન્સર થઈ જાય પછી સામે આશીર્વાદ જો ના કેન્સર મટી જાય પણ તે અમે ક્યાં કર્યું તું આજ્ઞામાં રહીએ તો કેટલા દુઃખ ઓછા થઈ જાય ભાઈ બરાબર છે હવે વિચારો જો સ્વભાવ વાસના અને આજ્ઞા એ સમજાય તો જીવનમાં મોટા ભાગના દુઃખ ઓછા થઈ જાય હવે વધ્યું દુઃખ એક હમ સાંભળજો આ ત્રણેયમાં હરખાવ છતાંય દુઃખ આવે એ દુઃખ પ્રારબ્ધના છે ભાઈ એ દુઃખ પ્રારબ્ધના છે એ ક્યાં છે ગમે એટલો ધંધો કરો પાંચ પૈસા ભેળા થાય જ નહીં પૈસા વાળો થાય બે પાંદડે થાય જ નહીં કાં દીકરા દીકરી થાય જ નહીં ઉજરે નહીં ઉજરે તો એવા ઉજરે કે પછી નડે હેરાન હેરાન કરી મૂકે અને કાં પછી છોકરા ઉજર્યા મોટા થાય તો એને હક પણ થાય નહીં કોઈ ડાયડે જ વળગે નહીં એવા હેરા ગમે ત્યાં જોવે જાય ત્યાં જાય ગમે ત્યાં જાય બારદાન પાછું જ આવે એવા હેરાન હેરાન કા કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય ભાઈ આપણું ચાલે છે આ મેં જે જે દુઃખ કહ્યા એમાં કોઈ બુદ્ધિ કામ નથી આવતી એમાં આ લક ઉમીદો કી દુનિયા હર હિંસા બસાતા હૈ લેકિન પાતા વોહી હૈ જો સાથ તકદીર લાતા હૈ પ્રારબ્ધ હોય છે પછી પ્રારબ્ધના દુઃખ પછી નથી મટતા એટલા માટે એમાં ટકોય ફેરફાર થતો નથી સહી લ્યો નથી સહન થતું ના ફેરફાર કરવો છે હા એક ઉપાય છે શું ભગવાનને શરણે વ્યાજા ભગવાનને જો શરણે જશે તો ગમે તેવા પ્રારબ્ધ છે એના ફેરફાર થશે કેમ એ કાળ માયાના નિયંતા છે કર્મફળ પ્રદાતા છે એની ચીઠી વગર કોઈ કર્મ ફળ અપાવવા માટે સમર્થ થતો નથી હવે એને જ જયારે આપણે શરણે ગયા છીએ તો એ ભગવાન આપણા ગમે તેવા પ્રારબ્ધને આઘા પાછા કરી નાખે છે આ એક ઉપાય છે પણ આશરો કેવો જોઈએ પોલો ન હોય એવો એ સ્વામી પછી પૂછું તમને આ ભુજના છોકરાઓ આપણે બધા ગુરુકુળો છે ને એમાં ભણે છે સામત્રાનો ધનજી નાનજી કરીને એક છોકરો રાજકોટ ગુરુકુળમાં ભણે અને એમાં જન્માષ્ટમીનું વેકેશન હમણાં આવશે ને એમ વેકેશન આવ્યું આ રાજકોટ ગુરુકુળની ઘટના કહું છું એ વેકેશન આવ્યું બધા છોકરાને જવાનું હોય આ બ્રહ્મસત્રની તૈયારી ચાલતી હોય છોકરા રિઝર્વેશન કરી આવે રાતની બસમાં એ જે ચાર પાંચ જણા કચ્છના છે એ બધા ધનજી આગેવાન ધનજી જોગી સ્વામીની સાથે બગીચામાં ફૂલમાં છોડમાં બધી સ્વામીને બહુ સેવા કરે એટલે સ્વામી એને બરાબર એને ઓળખે સ્વામીની એના પર કૃપા દ્રષ્ટિ ધનજી બિચારો સદગુણી છોકરો એને એમ થયું કે હાલો હવે સમય થઈ ગયો છે બસનો બસ સ્ટેન્ડે જવું છે રિઝર્વેશન પાકું છે ચિંતા તો છે નહીં સ્વામી પાસે જઈ રજા લઈ નીકળી જાય સ્વામી બેઠા હતા અલમસ્તથી માળા કરતા હતા ત્યાં દંડવત કર્યા ધનજીને કે ધનજી ક્યાં જાઓ હા ક્યાં જાઓ સામે વેકેશન છે ઘરે જ જાઉં અત્યારે બસ ઉપડે છે નથી જવું કોઈએ નથી જવું વ્યા જાઓ રૂમે જાઓ ચાર પાંચ જણા કોઈએ જવું નથી રૂમમાં વ્યા જાઓ ત્યાં તો બોલીશું શું કાંઈ પાછા રૂમમાં ગયા એટલે એકબીજા કે પણ સામી ભલે ના પાડે રિઝર્વેશન વયું જાય આપણે જાય ધનજી કહેતો હાલો એમાં આપણે બીજું કંઈ ખોટું તો ગુરુકુળનો નિયમ તો ઉલ્લંઘ્યો નથી સ્વામી સેજે સેજે ના પાડીએ છીએ હાલો ભૈયા જાય એ ભૈયા ગયા છોકરા બસ સ્ટેન્ડે પહોંચ્યા સ્વામી તો અંતર્યામી પુરુષ ત્યાં બેઠા બેઠા ખબર પડી છોકરાએ મારું માયનું નહીં તાબડતોડ ઉભીને એટલે કનુ ભગત ક્યાં છે એને બોલાવો આ બેઠા એ કનુ તું અત્યારે અત્યારે બસ સ્ટેન્ડ ઉપર મારતે ઓલો ધનજી નાનજી સામત્રા વાળો વિદ્યાર્થી ગયા છે એને ગમે તેમ પકડીને પાછા લઈ જાય માળા મેં ના પાડીશ તોય પહોંચ્યા નથી જવા દેવાય એને કનુ ભગત ત્યાં ગયા ધનજી કે ધનજી સ્વામીએ ના પાડ્યા પછી શું કામ તમે આવો પણ ભગત રિઝર્વેશન છે હવે રિઝર્વેશન ગોળ્યું તારું સ્વામીએ કીધું મને લેવા મોકલો છે હાલો મારી ભેળા છોકરાઓને પરાયણ ભગત લઈ આવ્યા છોકરા મૂંઝાઈ ગયા ઘર વહુ વાલું હોય વેકેશન જન્માષ્ટમીનું એટલે છોકરા મૂંઝવણમાં મૂંઝવણમાં હોઈ ગયા રૂમમાં અને રાતે વરસાદ પડ્યો ધોધમાર અને મરબીનો મચ્છુ ડેમ તૂટ્યો ખેદાન મેદાન મોરબી તો સાફ થયું આજુબાજુના ગામડા તણાઈ ગયા અને જે બસમાં ધનજી નાનજી સામત્રા વાળાનું રિઝર્વેશન હતું એ આખી બસ ઝપટમાં ચડી આખી બસ ગઈ તણાઈ ગઈ આ જાણ્યું એટલે ધનજી નાનજી દોડીને જોગી સ્વામી પાસે ગયો સ્વામી સ્વામી તમે મને બચાવી લીધો હું તમને ભાઈ એ કહું છું એક ભગવાનને ધારી રહેલો સાધુ કાળ અને કર્મથી જો બચાવી લેતો હોય તો કર્મના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ આપણને કેમ ન બચાવે આશરો હોવો જોઈએ આશરામાં ભાઈ આશરો રાખો શું કરવાનું એના નામનું સીધું ને સાદું સટ ભજન કરો હાલતા ચાલતા ખાતા પિતા મૂર્તિને ધારીને ક્રિયા કરતા જેટલું રીએ એટલું ભાઈ અખંડ કાંઈ પછી ચોવીસ કલાક આપણે રે પહેલી વખતે એવું નથી હે પહેલી વખતે કલાક વખતમાં યાદ આવે વળી પછી પીરિયડ ઘટે અડધો કલાક એકવાર યાદ આવે પછી પંદર મિનિટે યાદ આવે દસ મિનિટે આવે પાંચ મિનિટે પછી રેશિયો આવે મિનિટે મિનિટે આવે જાગૃતમાં આવે પછી સ્વપ્નમાં આવે પછી સુસુપ્તિમાં આવે પણ દીધે રાખો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક આડ વાત કરી દઉં ઘણા લોકો જનમંગલ બહુ કરે જનમંગલનો વિરોધ નથી પુરસ્ચરણ કરવું હોય તો ઘેરે આસન પાથરીને અગિયાર હજાર કરો પુરસ્ચરણ થઈ જાય દુઃખ દારિદ્ર નાશ પામે પણ અગિયાર રોજ પાઠ કરવા હોય તો તમે હાલતા ચાલતા ગમે રીતે અગિયાર પૂરા કરો પણ પછી ગમે ત્યારે આખો દી જયારે જાઓ ત્યારે જનમંગલના જનમંગલ જનમંગલના જનમંગલ ના એ તમે જનમંગલમાં ધ્યાન નથી હોતું અને એનું કોઈ ભળે નથી થતું હશે થતી છે અસર ભગવાનનું નામ છે પણ ટેવ પાડો સ્વામિનારાયણ મહામંત્ર નહીં અગિયાર કરો અને કે અગિયાર હજાર કરો પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાહ ભજન કરો મેટ કઠિન કુઅંક ભાલકે તુલસીદાસજી લખે છે ભાગવત પણ લખે છે પ્રારબ્ધના અંક ખરાબ લખાયેલા હોય તો પણ બદલી જાય છે મજે કી બાત સુનાવું ધ્યાન છે સુન લો એક ભગત હતો બહુ ભજન કરે રાત પડી એમાં એને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એને દરિયાને કિનારે ફરતો તો એવું દેખાણ ચાલ્યો જતો તો ત્યાં પગલા રેતીમાં પડે ને એટલે રેતીમાં પગલા જોવાની ગમત થઈ જોયું તો પાછળ જોયું તો પાછળ પણ એના પગલાઓની હારમાળા હતી પણ જ્યાં એ હારમાળા જોતો હતો તે બીજું આશ્ચર્ય થયું એ પગલાઓ સાથે એને જીવનમાં સારા નબળા સુખ દુઃખના જે પ્રસંગો થયા ને એ મૂર્તિમાં અને પગલાઓમાં બધા દેખાણ આખી જિંદગીની હારમાળા એની પાછળ આમ દેખાય એ જોવામાં આશ્ચર્યમાં ડૂબે તે બીજું આશ્ચર્ય થયું કે એ પગલાની સાથે સાથે બીજા પણ બે બે પગલાની જોડ પડતી આવતી હતી આને થયું આ કોણ હશે આમ જોયું ત્યાં તો બાજુમાં ભગવાન પોતે એની બાજુમાં હતા અરે મહારાજ તમે મારી સાથે તો કે તું મારું ભજન કરે છે એટલે હું પહેલેથી અત્યાર સુધી તારી સાથે સાથે જ ચાલ્યો આવું છું દીકરા તારી સાથે સાથે ચાલ્યો આવું છું એ આશ્ચર્ય સમે ના સમે પાછળ જોયું તો એને આશ્ચર્ય થયું જ્યાં જ્યાં પગલાં એક એક દેખાણા ત્યાં ત્યાં એના જીવનના વિષમ કાળ અત્યંત દુઃખ જીવનમાં આવેલા એ વખતે ભગવાનના પગલા દ્રશ્ય બે જ પગલાની પોતાની જોડ દેખાણી અરે રે સુખમાં ભગવાન સાથે દુઃખમાં તર છોડી દે છે ભગવાનને કીધું મહારાજ જ્યાં જ્યાં સુખ છે ત્યાં તમે મારી સાથે ચાલ્યા અને જ્યારે જ્યારે દુઃખ આવ્યા ત્યારે જ તમે હટી ગયા ભગવાનની આંખમાં આંસુ આવી ગયા બેટા બેટા બેટા તને જે બે પગલાની જોડ દુઃખના સમયમાં દેખાય છે ને તારા નથી એ બે પગલા મારા છે એ દુઃખના સમયે મેં તને મારા ખભા ઉપર ઉચકી લીધો હતો એટલે એ પગલા દેખાય છે મારા છે ઓહ એટલે ભજન કરે એને ભગવાન ઉંચકી લે છે કાળ કઠણ હોય કર્મ કઠણ હોય તો ભગવાન એની રક્ષા કરે છે છતાંય હવે સમજીએ ગમે એટલી પ્રાર્થના કરીએ ગમે એટલો આશ્રય રાખીએ અને છતાંય ભગવાન ફેરફાર ન કરે તો સમજી લેવાનું હવે એની ઈચ્છા એવી છે અને ઈચ્છા સારા માટે છે આ ઈગલ એટલે જે પેલા પક્ષી ગીધડા થાય છે ને એ એનો માળો બનાવે પછી એમાં થોડા કાંટા બહુ રાખે પછી ઉપર ઉપર કૂણું કુણું ઘાસ નાખે બહુ સમજવા જેવી પછી એમાં ઈંડા મૂકે પછી બચ્ચા થાય બચ્ચા મોટા થઈ જાય પણ એનો બચ્ચા છે ને એ માળો છોડે નહીં એટલે એને આઘું કરી ઘાસ બધું કાઢી લે એટલે ધીમે ધીમે કાંટા વાગવા માંડે એટલે ન માળામાં રહેવાય નથી ઉડી શકતું બહાર જવાય એટલે પછી એને કાંટા વાગે એટલે રહેવાય નહીં એટલે આઘું થાય ધક્કા મારે અને પેલો એ ગીધ પક્ષીના જે માવતર છે પક્ષીઓ એ એને નીચે પાડી દે ઝાડ ઉપરથી એ પાડે એટલે એને પાંખો ફૂટી જાય એમ આપણને ભગવાન કાંટા ઉપર ચલાવે ને તો એ આપણને બ્રહ્મ સુખમાં આપણને ઉડવા માટે પાંખો આપવા માટે ભગવાન <clears throat> ભગવાન એ દુઃખ રાખે છે દુઃખ જરૂરી છે સોનાને તપાવો તો ચોખ્ખું થાય લુગડાને ધોકાવો તો મેલ જાય ઘડાને ટીપો તો પાકો થાય એમ જે દુઃખ ભગવાને પછી આપ્યું હોય એનાથી આપણા પૂર્વના સંસ્કારો નષ્ટ થતા હોય છે એટલે દુઃખ જરૂરી છે દુઃખ દુઃખ વગર કોઈ પાકતો નથી ગરમી પડ્યા વગર કેરી મીઠી નથી થતી એટલે દુઃખ જરૂરી જોઈને નિષ્કુળાનંદ સ્વામી કીધું છે એવું દુઃખ ભગવાન નથી આપતા એવું સુખ નથી આપતા પણ એવું દુઃખ આપે છે જેથી પોતાના ભક્તનું સારું થાય છે હવે જે પ્રસાદ બચ્યો એને સ્વીકારી લે બસ સાગરમાં નાવમાં બધાની સાથે સાધુ જતા હતા તોફાન ઉપડ્યું મધ દરિયે ને એમાં ડૂબવાનું થયું પાણી મીંડું ભરાવા બધાના જીવ પડીકે બંધાયા સાધુ પેલું કમંડળ લઈ દરિયામાંથી પાણી લઈને હોળીમાં નાખવા માંડે જે ભરાવા માંડ્યું હતું ડૂબવાનું હતું એમાં એટલે ઓલા બધા કે મહારાજ તમે આ શું કરો તો મને કરવા દો જે કરવું એ અરે પણ પાણી બહાર કાઢવાનું છે ઉલટાનું તમે અંદર નાખો તો ડૂબી જશું તો મને કરવા દો જે કરું છે લઈને કમંડળો અંદર નાખે ભરી ભરીને દરિયાનું પાણી અંદર ઘડીક થયું તો તોફાન શાંત થયું નૌકા સ્થિર થઈ તો સાધુ કમંડળ ભરી ભરીને બહાર નાખવા માંડ્યા ઉલટું કર્યું ને એટલે પેલા લોકોએ કીધું આવું ઉલટું કેમ કર્યું તો કે જ્યારે પાણી ભરાતું હતું ત્યારે મેં જાણ્યું કે ભગવાનની ઈચ્છા ડૂબાડી દેવાની છે તો હું એને મદદ કરતો એની ઈચ્છા જ આવી છે તો એની ઈચ્છામાં આપણે ભળી જઈએ પછી એની બચાવવાની ઈચ્છા હતી તો મને એમ થયું કે આપણે એને મદદ કરીએ એટલે જેમ રામ રાખે પ્રભુ રાખે એવી ઈચ્છાથી જો રહેવા માંડે એને ભગવાન વશ થઈ જાય છે હવે વશ કેવો થાય છે કે પેલા ભક્ત ભગવાનની પાછળ દોડતો હતો હવે વસ થયા પછી ભગવાન એની પાછળ પાછળ ફરે છે પેલા ભક્ત આંસુ પાડતો હતો નામ લઈને હવે ભગવાન એનું નામ લઈને આંસુ પાડે છે પેલો ભક્ત રાતો જાગતો હતો હવે આજ ભગવાન એની પાસે રાતો જાગે છે પેલા ભક્ત ભગવાનની સેવા કરતો હતો આજે ભગવાન ભક્તની સેવા કરે છે નરસિંહ મહેતાને આધીન થયા કેટલા કષ્ટોમાં તો એના શ્રાદ્ધ પૂરા બાપના કુંવરબાઈના મામેરા ભર્યા ભોજન બનાવ્યા અનેક વસ્તુઓ જે કરી શિરવાણિયાના ગીગા ધાદલને મહારાજે કેટલા હાથમાં લઈ લીધા એટલે એવી રીતે કસોટીઓમાંથી પાર ભગવાનનો પ્રસાદ સમજીને જે ઉતરે તો એને ભગવાન વશ થઈ જાય છે ભગવાન વશ થાય પછી એને સી કચાશ રહે છે ભાઈ એટલે બહુ સમજણ જો આવી જાય હરી ઈચ્છા તો પછી કોઈ દુઃખ નથી ન એવું થાય તો જે દુઃખ આવે એમાં ગમે તેમ કરીને ભગવાને ભગવાનના સાધુને બસ પકડી રાખીએ તો એક થશે શું દુઃખ હશે ને એનું પરિણામ ખરાબમાં ખરાબ આવવાનું લલાટમાં લખ્યું હશે ને પણ જો એને વળગી રહેશું ને તો એ પરિણામ મીઠું કરી નાખશે આમાં કોઈ કર્મના હિસાબ આડા નથી આવતા પકડી રાખવા પડે તો ફળ એવું સરસ આવશે કિચડમાં કમળ ઉગે એવું સરસ મધુર ફળ ભગવાન આપશે આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ પ્રભુ અમને એવી સમજણ આપ દુઃખને સમજવાની દુઃખને પાર કરવાની તારા ચરણમાં દ્રઢ અનન્ય ભક્તિ રહે એવી એમને પ્રાર્થના આપણે કરી શકીએ એ પ્રાર્થના કરીએ અને સાથે આજે જે એકસો એક વર્ષ જોગી સ્વામીને થયા છે એ નિમિત્તે આજે આ વ્યાખ્યાન માળાનું આયોજન થયું છે એમાં મને બે શબ્દો બોલવાનો આ વ્યાખ્યાન માળામાં અવસર ચાન્સ મળ્યો તમે બે શબ્દો કંઈક સાંભળ્યા એ બધું સાંભળેલું અને કહેલું આપણે પૂજ્ય જોગી સ્વામીના ચરણમાં સમર્પિત કરીને વિરમીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ